આજે આપણે બીજી વાર ગરડા પ્રથમ પ્રકરણનું અઠ્યોતેરમું વચનામૃતમ શ્રવણ કર્યું થોડાક પ્રશ્નો આપણે આગલા રવિવારે લીધા છે આજે અમુક જે બાકી છે તે લેવાના છે પ્રથમ આપણે આ વચનામૃતનો પાંચમો પ્રશ્ન શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે જેનો સત્સંગને વિશે અચળ પાયો હોય તે કેમ જણાય અચળ પાયો એટલે એ ક્યારેય સત્સંગમાંથી ડગે નહીં સત્સંગમાંથી જાય નહીં સત્સંગ છોડે નહીં એવો જે હોય તે કેમ ઓળખાય ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે જેઓ દેહના સંબંધીઓનો કુટુંબીઓનો જેવો પક્ષ રહે છે એવો જો સત્સંગનો પક્ષ રહે તો એ ક્યારેય સત્સંગમાંથી ડગશે નહીં કારણ કે જુઓને પોતાના દેહના કુટુંબી હોય એની સાથે કોઈ મનદુખ થયું હોય કચવાણ થઈ હોય તો પણ એનું જો કોઈ ઘસાતું બોલે તો ખમી શકે નહીં અને પોતાના કુટુંબીઓનો જ પક્ષ રાખે કારણ કે એની સાથે એને હેત છે આવો સત્સંગનો પક્ષ અને ભગવાનના ભક્તો અને સંતો સાથે આવું જેને હેત હોય એ પછી ક્યારેય સત્સંગમાંથી ડગે નહીં કારણ કે એણે સત્સંગનો મહિમા પણ યથાર્થ સમજ્યો છે અને કુસંગને પણ બરાબર ઓળખ્યો છે કુસંગને ઓળખીને કુસંગથી જે હાનિ થાય છે નુકસાન થાય છે એ પણ બરાબર જાણ્યું છે અને સત્સંગથી જે લાભ થાય છે જે પ્રાપ્તિ છે એને પણ બરાબર સમજી લીધી છે અને પછી જેવું કુટુંબીઓમાં હેતુ હોય એવું નહીં એથી વિશેષ એમણે ભગવાનના ભક્તો સંતો અને સત્સંગમાં બાંધ્યું છે હવે એને કોઈ સત્સંગના વિરોધીઓ હોય એ ગમે તેવા વેણ કહે ગમે તેવું સત્સંગને વખોડે તો સહન ન કરી શકે અને એ સત્સંગને છોડે પણ નહીં એટલે શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજે લખ્યું કે અજ્ઞાની લોકો નિંદા કરે તો પણ ભગવાનની સેવા પૂજા ભક્તિ ક્યારે છોડવી નહીં જે સત્સંગના વિરોધી છે કુસંગીઓ છે એ જેમ તેમ કહે પરેશાન કરે તો પણ સત્સંગ ન છોડે એ સમજી શકાય છે પણ મુશ્કેલ બાબત તો એ છે સત્સંગમાં આપણને ભગવાનના ભક્તો કે સંતો એ જો ક્યારેય વઢે દખે ક્યારે માન ન આપે કોઈ પ્રસંગે ક્યારેક તિરસ્કાર થાય ત્યારે હેતની પક્ષની કસોટી થાય પણ એ વખતે જેણે <clears throat> પોતાના સંબંધીઓથી વિશેષ સત્સંગ અને ભગવાનના ભક્તો સંતો એની સાથે હેત જોડ્યું હોય એને ક્યારેય ગમે તેટલું અપમાન થાય સન્માન થાય કે ન થાય કોઈ બોલાવે કે ન બોલાવે તો પણ એ ક્યારેય સત્સંગમાંથી જાય નહીં બધા એ બાબતો તો આપણે સૌએ મરતા સુધી વિચારવા જ આવે જેવી છે અત્યારે તો આપણે બધા ડાયા ડમરા થઈને સાંભળીએ છીએ સાંભળવામાં તો કાંઈ બહુ પૈસા બેસતા નથી પણ પ્રસંગ આવે ત્યારે જ બધી ખબર પડે છે રામકૃષ્ણ પરમહંસ પાસે વિવેકાનંદજી જેમનું પ્રથમનું નામ નરેન્દ્ર નરેન્દ્ર પરમહંસજી પાસે આવે ઓળખાણ થઈ રામકૃષ્ણ પરમહંસને પણ નરેન્દ્ર ઉપર બહુ હેત તમે જાણો છો નરેન્દ્ર આવે એટલે ઘેલા ઘેલા થઈ જાય એની દાઢી હાથ ફેરવા માંડે માથે હાથ ફેરવે ભેટી પડે પાસે બેસાડે મીઠી મીઠી વાતો કરે કંઈક ગ્રંથોએ વંચાવે બોધ આપે હરખના આંસુ પણ આવી જાય કે નરેન્દ્ર હું તને કેટલાય વખતથી ખોળતો હતો આટલો બધો મોડો કેમ આવ્યો આવું હેત બતાવે પણ પછી કોણ જાણે શું થયું કે પરમહંસજી નરેન્દ્રની સામું જુએ નહીં નરેન્દ્ર આવે પગે લાગે કોઈ રિસ્પોન્સ નહીં બિલકુલ ઉપેક્ષા અને ઉપેક્ષા તો બહુ મારી નાખે બહુ ભૂંડી એટલે પરમહંસજી બીજાની સાથે બહુ મીઠી મીઠી વાતો કરે હસે બોલે પણ નરેન્દ્રની સામું જુએ નહીં હવે આપણે આપણને આવું થયું હોય તો હવે નરેન્દ્રને બોલાવતા જ નથી સામું જોતા નથી છતાંય નરેન્દ્ર રોજ આવે છે રોજ એ ભાવથી બેસે છે રોજ એવી જ રીતે સત્સંગ કરે છે એવી જ રીતે પ્રણામ કરીને પછી જાય છે એક દિવસ નહીં દિવસો ગયા એમ કરતાં મહિનો પસાર થઈ ગયો પણ વિવેકાનંદજી એટલે નરેન્દ્ર એટલા જ ભાવથી આવે છે પછી એક દિવસ પરમહંસજીએ કહ્યું એલા છોકરા ગાંડો છોક છું હું તને બોલાવતો નથી તારી સામે જોતો નથી ત્યારે શું અહીં હાલ્યો આવે છે તતડાવ્યા તો નરેન્દ્રની આંખમાં આંસુ આવી ગયા બાપા મેં તો તમારી સાથે હેત જોડ્યું છે પછી તમે બોલાવો કે ન બોલાવો ને તમને ઓળખ્યા છે હવે તમને મૂકીને હું બીજે ક્યાં જાઉં તમે ગમે તેવા તિરસ્કાર કરો તો ગરજ મારે છે તમારે નથી કેવી વાત ગરજ મારે છે તમારે નથી એટલે હું તો ક્યાં જાઉં પીછે ત્યારે પરમવંશી બેઠા થઈ ગયા ભેટી પડ્યા હવે નરેન્દ્ર તારું હેત સાચું તારી સમજણ સાચી અને તે સત્સંગનો મહિમા જાણ્યો હવે આપણો વિચાર કરીએ આપણું ક્યાંય નામ ન બોલાય હાર ન પહેરાવાય આવો ભાઈ ન કહેવાય ઊભા રહીને હસીને વાત ન થાય એના માટે ખોટી ન થવાય ઉતારાનું ન પૂછાય ચા પાણીનું ન પૂછાય તો કેવું થાય એટલે આપણું હેત કેવું છે થૂકના હાંધા જેવું આમાં કેટલાનું હેત હશે સારું એ તો ભગવાન જાણે પણ થૂકના હાંધા જેવું છે કાગળ બે હોય એને થૂકના હાંધાથી ચોંટાડો ક્યાં સુધી રહે સમજાય છે ને વાત એટલે થૂકના હાંધાથી આમ કરીને કાગળને ચોંટાડો ક્યાં સુધી રહે ઘડીક થાય તો બે પાના નોખા પડી જાય આપણું એવું હેત છે સત્સંગમાં અને સંતો ભક્તો સાથે કે સેજ કાંઈ જો કહેવાયું અરે ન કહેવાયું હોય તોય કોણ જાણે ક્યારે કોને ક્યાં કેમ લાગી આવે છે એ ખબર નથી પડતી નાજુક ને નખ જેવું કે અમને લાગી આવ્યું નહીતર તો ભાઈ એવું હેત દેખાડતા હોય જાણે આપણને એમ થાય કે આપણા માટે મરી જશ્યા છૂટા પડે નહીં પગે લાગે ત્યારે ત્યારે એવી આંગળીઓ ભરાઈ ભરાવીને પગે લાગે તે બે મિનિટ તો આપણને બળે પણ એના હેતને લીધે ના પડાય નહીં બધમાં ગાલીને બેટે દિવસમાં દસ વાર આવે પૂછે કેમ છો કામ હોય તો કહેજો આમ તેમ આપણને એમ થાય ભયો ભયો આવું હેત વાહ રે વાહ હા આપણને તો પૂછ્યા વગર પાણીએ પીતા નહીં હોય પણ પછી કોણ જાણે ક્યારે શું થાય ક્યાંય દેખાય નહીં કાંઈ મળવાનું નહીં કોઈ પૂછવાનું નહીં કોઈ સત્સંગમાં નહીં થાય છે ને આવું સાચા હેતવાળા તો ક્યાં મળે એટલે થૂકના હાંધા જેવું હેત છે બીજું હેત છે એ સ્ટેપલરથી પિનિંગ કરો એના જેવું છે બે પાના ઉપર સ્ટેપલર મારો તો જલ્દી થૂકનાથી ચોટાડ્યું એમ ન ઉખડે પણ બે ત્રણ વાર ડખડખાવો તરત પાનું નોખું વળી જાય એટલે અમુક એવી કેટેગરીમાં હોય કે આમ બહુ વાંધો ન આવે પણ જો સેજ બે ત્રણ વાર કે એવો પ્રસંગ ન સચવાયો ને હોળી કંઈક કહેવાય ને એવું થયું તો પાનું નોખું પડી જાય પછી ઉડીને ક્યાં જાય એ કઈ નક્કી ના કહેવાય પણ ત્રીજું હેત છે એ ફેવિકોલ જેવા ગમથી એ બે પાના ચોટાડ્યા અને સુકાઈ ગયા પછી ત્યાંથી પાનું તૂટી જાય પણ નોખવું પડે નહીં હા હેત ત્યાંથી તૂટી જાય પાનું નોખું ના પડે એવું હેત સત્સંગમાં અને ભગવાનના સંતો ભક્તો સાથે હોવું જોઈએ કરવું જોઈએ એમ સર્વશાસ્ત્રો કહે છે અને અહીંયા શ્રીજી મહારાજ પણ એમ કહે છે પણ આપણને એવું સત્સંગમાં સંતો ભક્તોમાં નથી એવું હેત આપણા દેહના સંબંધીઓમાં છે ત્યાં એવું છે કોઈ રીતે તૂટે નહીં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કરે ત્રીસ વર્ષ વીસ વર્ષ પંદર વર્ષ સાધુ થઈને રહ્યો હોય પણ અહીંયા ન ફાવે તો ઘરે જાય અને ઘરના બધા રાખીએ લે આવો લ્યો હવે તો બીજું શું તૂટે બહુ કઠણ છે એવું હેત અહીંયા નથી પણ એવું સંબંધીઓમાં છે દેહના કુટુંબીઓમાં છે તમે જાણો ને માવતરને છોકરાઓએ મારીને ધક્કા મારીને કાઢી મૂક્યા હોય ને વૃદ્ધાશ્રમમાં રહેતા હોય પણ એને કોકના દ્વારા વાયા વાયા વાયા થઈને ખબર પડે કે મારા દીકરાના દીકરાના લગ્ન છે તો લાકડીને ટેકે ડોસો ડોસી બે પહોંચે ત્યાં જાય પેલા ગગલાવે અત્યારે તમે ક્યાંય ગુડાણા તમને કંકોત્રી લખી નથી અહીં શું આવ્યા છો ધક્કા મારે મારે તો દુખણા લઈને પાછા રોતા રોતા જાય કોઈ ક્યાંય નથી બોલાવતા તો શું કામ ગુડાવ છો તો કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થોડા થાય તૂટે અરે ભાઈ તમે જુઓ આમાંથી કોઈનો નાનો બે પાંચ વર્ષનો પાંચેક વર્ષનો છોકરો હોય એ અણસમજુ જ હોય અહીંથી એમ દોડાદોડી કરે ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કામ જાય ઘઉંની ડુંડી ચડી ગઈ હોય આમ થયા આમ થયા આમ થયા હવે એને પછી આ કોઈ સાધુ હોય ઉભા થઈને પછી એનો હાથ પકડીને તાપલી મારીને હખણું બેહતું નથી ભૂંદર્યા એ ટાપલી મારે તો જેનો છોકરો હોય એને સાધુનો અવગુણ આવે પણ એના છોકરાનો અવગુણ આવે નહીં સાધુ નહીં કે એ તો છોકરો છે તમે નથી સમજતા મારા છોકરાને આમ માર્યું તારા છોકરાને આમ મારવો જોઈએ આ બધાને વિક્ષેપ કરે છે એ તને કઈ દેખાતું નથી પણ દેહના સંબંધી કુટુંબી એનો અવગુણ આવે નહીં ભગવાનના ભક્તોનો સંતોનો ધડ દઈને અવગુણ આવે હવે આમાં કલ્યાણ ક્યાંથી થાય એટલે મહારાજ કે જો દેહના સંબંધીઓમાં છે એવું હેત પ્રથમના ચોપનમાં ભાગવતનો શ્લોક ટાંકીને શ્રીજી મહારાજે આ કહ્યું કે પ્રસંગ મજરમ પાર્શ્વમાત્મન કવયો વિદુહુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ જેવો દેહના સંબંધીઓ કુટુંબીઓ સાથે ન તૂટે અજર એટલે જીર્ણ ન થાય એવું જે હેત પ્રસંગ દ્રઢ બાંધ્યું છે એવું હેત જો ભગવાનના સાધુમાં કરે તો રોકડો મોક્ષ પ્રાપ્ત થાય મોક્ષ દ્વારમ અપાવ્રત ખુલી જાય એ જ ઉપાય છે બીજો કોઈ ઉપાય જ નથી અને આવું હેત થાય તો આ જે પાંચમો પ્રશ્ન છે એમાં જે બીજો પ્રશ્ન છે એનો જવાબ પણ એ જ સંમિલિત છે જેને આવું હેત સંતો ભક્તો સત્સંગમાં હોય તો એ ભગવાનના ભક્તો સંતો સાથે માન અહંકાર ઈર્ષા કેવી રીતે રાખી શકે આવું હેત હોય ત્યાં ઈર્ષા રહે નહીં આવું હેત હોય ત્યાં માન રહે નહીં નમી જાય ને હેત બધી વસ્તુઓ છોડાવે તો આવા દોષ પણ ના રહે છોકરા ઉપર હેત હોય તો બાપા કે બાપાને કે બાપા ઘોડો થાવ તો ઘોડો નથી થતો બાબા ગધેડો થાવ તો ગધેડો ન થતો થાય જ કાંઈ માન ઈર્ષ્યા મત્સર રહેતા નથી દોષ ટળી જાય અને કામ ક્રોધાદિક જે દોષ છે એ ટળી જાય કારણ કે નિધડક થઈને છઠ્ઠો પ્રશ્ન નિધડક થઈને સંતો વઢી શકે સ્વભાવ ઉપર વાત કરી શકે અને વઢ્યા વગર કહ્યા વગર ક્યારે આ બધા લોઠા દોષ ક્યારે જતા નથી એટલે જ તેરમા પ્રશ્નમાં આવ્યું કે જેને પ્રથમ ગોબરું વર્તાણું હોય તો પછી કેમ રહે તો ભગવાનને ભગવાનના સંત રાજી થાય ત્યારે મહારાજ કે જે સ્વભાવે કરીને પેલું થયું હોય એ સ્વભાવ સાથે એ કામ ક્રોધારિક દોષ સાથે શત્રુપણું બાંધે એટલે દોષની સાથે શત્રુપણું બાંધે અને સંતોષ સાથે મિત્રપણું બાંધે સંતો વડે કહે તો એમ સમજે કે મારા દુશ્મન છે એને ટાળે છે તો આવું જેની સમજણ હોય એના કામ ક્રોધાધિક દોષ પણ ટળી જાય કારણ કે સંતો કહી શકે છે ભક્તો વઢી શકે છે એટલે દોષ એના જાય છે અને શુદ્ધ થઈ જાય છે તો ભગવાન કહે પછી એને ભગવાનને ભગવાનના સંતો એવા રાજી થાય છે કે એને કલ્યાણને માર્ગે વધવાની સેજે સેજે બળ મળે છે અને મોક્ષમાં કોઈ કચાશ રહેતી નથી પણ આ બધી જ બાબતો છે એ જોડાવામાંથી છે ભગવાનમાં સંતોમાં સત્સંગમાં જોડાવાથી છે અને ભગવાનમાં સત્સંગમાં જોડાવામાં જ સુખ છે એ આજે સમજીએ કે કરોડ જન્મે સમજીએ આજે સમજીએ તો આજે સુખ છે અને કરોડ જન્મે સમજીએ તો ત્યારે સુખ છે પણ ભગવાનને સત્સંગ એમાં જોડાયા વગર ક્યારે કોઈ જીવ સુખી થયો નથી એ છે જ નહીં પણ આપણે ઓલું તોડવું નથી સંસારનું અને આમાં એવું જોડાવું નથી એ જોડાવાનો ભગવાનમાં સત્સંગમાં જે મહિમા સમજ્યો એના માટે પછી ચોથો પ્રશ્ન છે એ નિર્માનાનંદ સ્વામી પ્રજ્ઞાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય એના માટે શું મહારાજ કે એવો તો પૂર્વનો કોઈ બલિષ્ઠ સંસ્કાર હોય પૂર્વે સાધના કરીને આવ્યો હોય તો એને સેજે ત્રણેય અવસ્થામાં અખંડ મૂર્તિ દેખાય પૂર્વથી જ છે તો એને અખંડ દેખાય અને બીજો ઉપાય બતાવ્યો કારણ કે પૂર્વ નથી તો પછી શું કરવું બધાના ઉપાય તો હોય જ રોગ એક તો ઔષધ હજાર હોય એ મહારાજ બીજો ઉપાય બતાવ્યો કે બીજો ઉપાય એ છે પૂર્વનું ભલે ન હોય પણ ભય કામ અને સ્નેહ આ ત્રણને લીધે જો ભગવાનમાં જોડાય ત્રણમાંથી એકેયને લીધે જો ભગવાનમાં જોડાય તો એને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય દેખાય જ ને કે પછી એમ કહ્યું કે જુઓ ને ભય કામ અને સ્નેહથી સંસારના કોઈ પદાર્થ સાથે આ જીવ જોડાયો હોય છે તો એ પદાર્થ પણ ત્રણેય અવસ્થામાં જીવને દેખાય છે તો ભગવાન તો દેખાય જ એમાં શું કેવું <clears throat> જે જેલની કોટડીમાં હોય અને એને દંડ સુનાવી દીધો હોય કે આવતીકાલે નવ વાગે તમને ફાંસીની સજા છે હવે એને ફાંસીનો માચડો જ દેખાય જાગતા સ્વપ્નમાં અખંડીમાં ફાંસીનો ગાળિયો જ દેખાય ભયથી દેખાય છે આ તાજ હોટલ બોમ્બેમાં પછી આ બધા ત્રાસવાદી હુમલો કર્યો અને એમાં જે ફફડી ફફડીને બે દિવસ રહ્યા અને પછી જે જીવતા માંડ માંડ બચ્યા હવે એ લોકોને કેટલા દિવસ સુધી પેલા ત્રાસવાદીઓ દેખાણા છે હજી સ્વપ્નમાં એમને જાગી જતા છે જાગે તો એ જ દેખે તો એ જ ચારે બાજુ ત્રાસવાદીઓ દેખાય ભય ઘરી ગયો ભયથી અખંડ પદાર્થ દેખાય છે જુઓ કેટલી સચોટ વાત છે અરે ગીરના જંગલમાં ભૂલો પડી ગયો અને આવાજ આવી ગયો હોય સિંહ આવી ગયો હોય અને હુમલો કર્યો હોય અને મરતા બચ્યો હોય પછી એને સિંહ દેખાય કે નહીં જ્યાં જોવે ત્યાં આમાં પંજો દેખાય રાત્રે પવનથી એનું કાંઈ લુગડું હલી જાય તો એમ થાય કે સિંહ નોર ભરાયો છે આવો ફફડી જાય દેખાય છે ને ત્રણેય અવસ્થામાં જોવા કંસને ભગવાન શ્રી કૃષ્ણ ભયને લીધે અખંડ દેખાતા જાગે તોય સુવે તોય અહીંથી આવશે અહીંથી આવશે અહીંથી આવશે અહીંથી આવશે સતત ભયથી ભગવાન દેખાતા હતા ને દેખાય અખંડ દેખાય જો ભય લાગી જાય તો બીજો છે કામ જેને જેમાં હેતુ કામુકતાનું તો એ સ્ત્રી પુરુષો જે હોય તે તો પછી અખંડ એને પોતાના એ પ્રિય પાત્ર છે એ જ સ્વપ્નમાં આવે એ જ જાગૃતમાં દેખાય વસ્તુઓ દેખે તો એ જ દેખાય બધું એ જ દેખાય તો કામુકતાએ કરીને પણ એને સ્ત્રી કે પુરુષ અખંડ દેખાય છે ત્રીજું સ્નેહે કરીને જ્યાં જેને અત્યંત સ્નેહ છે તો પણ એને અખંડ દેખાય છે પાંચ સાત વર્ષનો પોતાનો બાળક હોય અને એને કોઈ ઉઠાવી જાય ગુમ થઈ જાય હવે એ મા બાપને એનો છોકરો જ દેખાય ઊંઘ તો આવે નહીં પણ છતાંય આવે તો સ્વપ્નમાં પણ એનો બાબલો જ દેખાય કે બીજું કાંઈ દેખાય જાગતા એ જ ચહેરો દેખાય આંખમાં આંસુ સુકાય નહીં અને હેતે કરીને એનો છોકરો અખંડ દેખાય જાગ્રતમાંય દેખાય સ્વપ્નમાં દેખાય પણ કોઈને એમ થાય કે ભાઈ સુષુપ્તિમાં તો કેમ દેખાય ત્યાં તો કંઈ દેખવાનું જ નથી હા નથી દેખવાનું પણ આ ભય કામ અને સ્નેહ ત્રણ હોય એને એવી સુષુપ્તિ લાગતી જ નથી તંદ્રાવસ્થા જ રહે છે અને સતત એને એ અવસ્થામાં સ્વપ્ન અવસ્થામાં તંદ્રાવસ્થામાં એને પોતાનો પ્રિય પાત્ર કે ભયનું પાત્ર કે કામુકતાનું પાત્ર અખંડ દેખાય છે આ જ્યારે ભગવાનના ભક્તોને સ્થિતિ થાય છે ત્યારે એને ભગવાનની મૂર્તિમાં એકદમ એકાગ્રથી લીન થઈ જવું નિદ્રા સમાધિ સ્થિતિ એને ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ જવું એ જ સમાધિ એ જ નિદ્રા એને સુષુપ્તની ઘોર નિદ્રા ક્યારેય હોતી નથી આવી સ્થિતિવાળાને આપણે હોય પણ જેને ભગવાનની મૂર્તિમાં સ્થિતિ થઈ છે એને સુષુપ્તિ ન હોય તો વિચાર કરો કે આવી જેને સ્થિતિ થઈ હોય એને ક્યારેય પણ અંધકાર અંદર દેખાતો નથી પ્રકાશ જ ગાઢ એવી જે નિદ્રાવસ્થા જેને આપણે સમાધિ અવસ્થા પ્રકાશમય છે આપણી જે ગાઢ નિદ્રા છે સુસુપ્તિ એમાં આપણે તો ગુમનામ થઈ જાય છે અને અંધકાર વ્યાપી જાય છે એ અંધકારની એને અનુભૂતિ પછી રહેતી નથી એવી રીતે જાગ્રતમાં તો હોય સ્વપ્નમાં પણ હોય અને સમાધિ નિદ્રાવસ્થામાં પણ અખંડ ભગવાનમાં જ રમીતા રહે છે આવી એને સ્થિતિ થાય છે દાદાના દરબારમાં મહારાજ બિરાજમાન પ્રસંગ જાણીતો ઇન શોર્ટમાં કેવો પડે કીધા વગર સમજાય નહીં એટલે કેવું પડે એ મહારાજા આમ સભા કરીને બેઠા હોય ભક્તો સંતો બેઠા હોય મોડી રાતથી વાતો થતી હોય મહારાજને કહેવામાં હરખમાતો ન હોય પણ બધાને ક્યારેક ક્યારેક શરીરના ભાવ છે થાક લાગે એવું છે બધું પુરુષોત્તમને કાંઈ થાક ન હોય જીવને તો લાગી જાય સ્વાભાવિક છે દેહભાવ હોય તો કોઈ કોઈને ઝોલા આવી જાય એટલે મહારાજ ક્યાં ઊંઘી જાય છે એ સારું નથી થતું એટલે પછી શિક્ષા કાઢી મોટી સોપારીઓ લાવી એનો બેરખો બનાવ્યો આવડો એ મહારાજ પોતે વાતો કરે પણ એ માળા રાખે બાજુમાં એટલે જેને હવે એને સુદર્શન ચક્ર ફેરવવાની આદત એટલે કહેલું જે કોઈ જોલું ખાય એને હું આ બેરખો મારીશ એટલે મહારાજ પછી સભામાં વાતો કરતા હોય જો કોઈને જોલું આવે એટલે બેરખો જવા દે કેવી ગજબની આટુકતા કે એના માથામાં જઈને તળીને દઈને પડે આપણે તો જે સૂતો હોય એ રહી જાય ને બીજા નાટી જાય હવે આવી રીતે એકવાર સભા બેઠેલી અને એમાં બ્રહ્માનંદ સ્વામી એ સેજ આમ થયા એટલે મહારાજે તરત બેરખો ઉપાડ્યો અને જવા દીધો ફેરવી બ્રહ્માનંદ સ્વામી બરાબરનો તાજો તેરસનું મુંડન અને આવડી સોપારીનો બેરખો ચડી અને ઊંઘમાં વાગે બહુ ઝચકી બહુ જવાય આકરું બહુ લાગે એટલે એ જેવો બેરખો આવ્યો એટલે બ્રહ્માનંદ સ્વામી કે શું મહારાજ પણ તમે પણ તમે ઝોલા ખાઓ છો તે પછી આ નિયમ પ્રમાણે કોણ ઝોલા ખાય છે અરે અમે જોયું આ તમે આમ માથું આમ થઈ ગયું કશું જ નથી તમે જોયું ખોટું પણ તે આમ થઈ ગયું છે આમ તો તમારી મૂર્તિનું કીર્તન બનાવતો તો એમાં મને રસ આવી ગયો એટલે આમ થઈ ગયું મહારાજ કી કોણ માને તમે મૂર્તિનું કીર્તન બનાવતા હતા તો એ તમે ગાય સંભળાવો બ્રહ્માનંદ છે કે મને કોઈ વાંધો નથી થયા ઊભા બધા સભા હું બોલાવું એ જીલે અને હું ગૌરાવું મહારાજ કે સારું અને બ્રહ્માનંદ સાહેબ ઉપાડ્યું કયું તારો ચટક રંગીલો છેડલો અલ બેલા રે એ કાઈ નવલ કસુંબી પાગ રંગના રે લારે જેવા સામે બેઠા છે એવું જ વર્ણન થાય છે શિરોજ જબ કલંગી શોભતે અલ બેલા રે હૈડા મારા ખ્યાલાગ રંગના રે લારે મહારાજ કે બ્રહ્માનંદ સાહેબ સાચી વાત છે મારી ભૂલ થઈ ગઈ અમુક અમુક એમ કહે છે બ્રહ્માનંદ સામે તો શીઘ્ર કવિ એટલે એવી એમણે બુદ્ધિ વાપરી કે સભા જીલે તો હું કીર્તન ગાઈ દઉં એટલે ઓલા એક કડી જીલે બીજી બનાવે પણ એ તો હું તમે કહીએ છીએ પણ હજી એના ઉપર કોઈ નક્કી નથી કરી શક્યું એ સુતાતા કે કીર્તન બનાવતા હજી પણ મજાની વાત પછી થોડા દિવસો ગયા અને ભાઈ મુકુંદ બ્રહ્મચારી મહારાજના ઢોલિયા પાસે બેઠા હોય એ આમ જોલે થોડી ગયા પણ મહારાજ કાંઈ કરે નહીં આમ જોવે ખરા બેરખો ફેરવે ખરા પણ મારે નહીં બધાને એમ કે હમણાં એ જશે એ જશે પણ જાય જ નહીં મહારાજ બેરખો ઉલટાના મૂકી દે આમ બ્રહ્માનંદ છે કે એ ભાઈ એ બ્રહ્માનંદ સ્વામી કે સાંભળો સાંભળો એ જીવ તો પક્ષપાત કરે પણ ભગવાન પક્ષપાત કરે છે આ મૂળજી બ્રહ્મચારી એના સેવક એટલે એ ઊંઘે છે તો એને કાંઈ કરતા નથી અને તેથી મારો તોલો તોડી નાખ્યો મહારાજ કે પણ બ્રહ્માનંદ સાહેબ ઊંઘતા નથી એટલે પછી એને કેમ મારું અરે લે છાશ વગરની પાંડી ગાગરે એ નસકોરા છે કે આમ સિચોડો બોલતો એમ જાય છે એટલે ભાઈ આખી સભા સાંભળો છો ને જો અને બ્રહ્મચારી આ તો સૂતા નથી મહારાજ કે ભાઈ સૂતા નથી પણ તમે કહેતા હો તો પછી હું મારું બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એ તો શે સમજાય કેમ મનાય અને મહારાજે બેડખો ફેરવી અને મૂળજી બ્રહ્મચારીને માથા પર માર્યો અને બ્રહ્મચારી એકદમ ઊભા થયા મારા ઢોલિયા નીચે ગુર્યા આખો ઢોલિયો ઉપાડીને બ્રહ્મચારી ભાગ્યા ભાગો ભાગો અને ભાઈ મહારાજ આમાં ભલે હું ખાડો હાસે રૂમાલ દે આખી સભા કે ભાઈ એટલે દોડો ને ત્યાં ઢોલિયા સહિત નાખશે મહારાજની હેઠા નાખશે બ્રહ્માનંદ સાહેબ વઢા માટે આ તમે ક્યાં નાટક કરાયું એ સુવે સુવા દેવા આગળ પડશે મારો વાલો મહારાજ હસતા જાય બ્રહ્મચારી તો જાય દડમ દોડ ઢોલિયા ઉપર તો આમ આમ થાય મહારાજે હશે અને આ બધું આખું ટોળું ચારે બાજુ ફરી વર્યા અને બ્રહ્મચારીને ઊભા રાખ્યા ઢોલિયો પકડ્યો ને હેઠા ઉતાર્યા ત્યારે બ્રહ્મચારીને હલાવ્યા ત્યારે બાનમાં આવ્યા શું છે આ બધું શું છે શું આ બધું ઉપાડીને તમે વી આવ્યા અરે મને તો એવું દેખાણું સ્વપ્નમાં કે મહારાજ બેઠા છે ઘરમાં ની ઘરમાં આગ લાગી બધું સળગ્યું એટલે હું તો મહારાજને કાંઈ ન થાય એટલે મારા પ્રભુનો ઢોલિયો ઉપાડીને ભાગ્યો તો એટલે મને આવું થયું મહારાજ કે લ્યો જો ત્રણેય અવસ્થામાં અમારી સેવામાં છે એને અખંડ મૂર્તિ દેખાય આવું ક્યારે થાય કે જ્યારે હેતેથી જોડાય ત્યારે અને હેત ક્યારે થાય હેત ક્યારે થાય કે જ્યારે પૂરેપૂરો મહિમા સમજાય ત્યારે નહીતર થતું નથી હવે એ મહિમા કેવો છે એ જાણવા માટે આ વચનામૃતમાં અઠ્યોતેરમાં વચનામૃતમાં મહત્વનો પ્રશ્ન એ ચૌદમો પ્રશ્ન છે અતિ અદભુત પણ ઘણીવાર વાંચીએ સાંભળીએ પણ ભાઈ આ ચૌદમાં પ્રશ્ન જે છે એમાં શ્રીજી મહારાજે સ્વમુખે જે પોતાનો મહિમા જે પોતાનું પણ કહ્યું છે અદ્ભુત જો એકવાર જીવમાં ઘૂસી જાય મારો ને તમારો બેડો પાર થઈ જીવતાય પરમ સુખિયા મર્યા પછી પણ પરમ સુખી એવો અદ્ભુત આ ચૌદમો પ્રશ્ન છે આપણે વાંચ્યો તો તમે સાંભળો ઘણી વાંચતા હશો પણ છતાં જે એમાં જે કીધું છે એ નજરમાં આવે એવું જલ્દી નથી પોતે પોતાનું જે પુરુષોત્તમ પણ કહ્યું છે એ એકાગ્ર થઈને સજાગતાથી જો વિચારે સાંભળે શબ્દે શબ્દે જરાય પણ આમ પેલું ન થાય તે રીતે તો રહસ્ય એવું છે કે રૂવાડા બેઠા થઈ જાય અદભુત જો તમે સાંભળજો પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું હે મહારાજ જેવી ભગવાનની બીક પાસે બેઠા હોય અને રહે છે તેવી ને તેવી બીક છેટે જ જઈએ તો પણ રહે તે કેમ સમજીએ તો રહે પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી ને તેવી છેટે જાય તો પણ રહે જો ભગવાનનું પૂરું મહાત્મય સમજીએ તો જો આ સાંભળી લીધું ને કાંઈ હાથમાં આવ્યું પ્રશ્નમાં જ શરૂ થઈ જાય છે હે મહારાજ જેવી ભગવાનની બીક પાસે બેઠા હોય ને રહે છે તેવી ને તેવી બીક છેટે જાય તો પણ રહે એ કેમ સમજીએ તો રહે આમાં ભગવાન શબ્દ વાપરો એ કોના માટે વાપરો જેવી ભગવાનની બીક પાસે બેઠા હોય ને રહે તેવી ને તેવી છેટે જાય તો પણ રહે તે કેમ સમજીએ તો રહે આપણને બધું પરોક્ષમાં જાય છે પણ પ્રત્યક્ષની વાત ધ્યાનમાં આવતી નથી ભગવાન શબ્દ કોના માટે વાપરો કોના માટે જે સામે બેઠા છે સહજાનંદ સ્વામી જે સામે બેઠા છે જેને પૂછે છે એક એક શબ્દ ઉપર આપણને તો કાંઈકનું કાંઈક થઈ જાય એમના માટે શબ્દ વાપર્યો છે એ જે ભગવાન સ્વામિનારાયણ પાસે જે ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી શુકાનંદ સ્વામી આ બધા જે સંતો ભક્તો સેંકડો સંતો હજારો હરિભક્તો એને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ભક્તિ હતી પ્રત્યક્ષ ભાવે ભજતા હતા અને એ કોઈ સામાન્ય નહોતા એ મુક્તાનંદ સ્વામી ગોપાલન સ્વામી વગેરે એ બધા જ પૂર્વાશ્રમમાં મળ્યા પહેલા કોઈ રામ ઉપાસી કોઈ કૃષ્ણ ઉપાસી કોઈ શિવ ઉપાસી બધા હતા અને પોતપોતાના ઈષ્ટદેવનો સાક્ષાત્કાર હતો ખાલી ભજન કરતા તેમ નહોતું ગોપાળાનંદ સ્વામીને શામળાજી ઈડ ટોડલા એમનું મૂળ વતન ટોડલા તો શામળાજી ઠાકોર એ બાળ ખુશાલ ગોપાલાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં એમની સાથે રમવા જતા કૃષ્ણ એની સાથે તો રમતો ક્રીડા કરતો એવા ગોપાલાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પણ એમ કે છે મને કૃષ્ણનું અખંડ દર્શન છે આવા બધા સંતો ભક્તો પણ એમને જ્યારે સહજાનંદ સ્વામીની મુલાકાત થઈ અને મળ્યા ત્યારે એમની બધી જ ઉપાસના ભગવાન સ્વામિનારાયણમાં સમાઈ ગઈ એકવાર જેને કૃષ્ણનો રામનો સાક્ષાત્કાર હોય અને પછી એ મૂકી અને આ સામે માનવ કૃતિમાં વિચરતા વ્યક્તિની ઉપાસના કરવી એ સામાન્ય છે એ જ પ્રતીતિ આપે છે કે સહજાનંદ સ્વામી કોણ હતા એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ હતા એની જ એને ભક્તિની ઉપાસના હતી આ ઘણાને જેને ખાલી શિક્ષાપત્રી વાંચી હોય ને એને એમ સતત થઈ રાખે અને બધાને પછી ભરમાયવા કરે કે ભાઈ એમાં તમે તમારા અનુયાયીઓ થઈને એમનું કહ્યું માનતા નથી શિક્ષાપત્રીમાં કહ્યું છે કે અમારા આશિત્ર શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર મંત્રોનો જપ કરવો એમની નિત્ય પૂજા કરવી અને તમે બધા પછી એમને ઠઠાડી દીધા ભાઈ અલ્યા ઠઠાડી નથી દીધા એ જ્યારે હતા ત્યારથી જ ભક્તિ ઉપાસના એમની થતી હતી પછીથી વચમાંથી શરૂ નથી થઈ તો આ શિક્ષાપત્રીમાં કેમ આમ લખ્યું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પોતે પોતાનું કહ્યું છે કે હું સર્વેશ્વર છું અહમ વૈશ્વાનરો મામ શરણ પ્રપદ્યતે આવી બધી વાતો ચોખ્ખી ચટ એમણે પોતાની જ કરી પ્રથમ પુરુષ એક વચનમાં વાત કરી છે હું જ છું જે સર્વેશ્વર છું એ જ હું જ છું તો આમ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ હતા તો એમણે કેમ ના કરી જો એમ કર્યું હોત તો અમને કોઈ વાંધો નહોતો શું કામ ન કર્યું ભાઈ ન કરાય શાસ્ત્રીય વાત છે કેમ શ્રી કૃષ્ણ ભગવાને ગીતા પોતે લખી નથી શ્રી કૃષ્ણ ભગવાને પ્રબોધ આપ્યો છે ઉપદેશ આપ્યો છે લખી છે વ્યાસજી વક્તા અલગ છે લેખક અલગ છે જ્યારે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે પોતે લખી છે અને પોતે જ્યારે લખે ત્યારે કોઈ શાસ્ત્ર હોય ત્યારે એમાં મંગળાચરણ કરવું પડે ત્યારે મંગળાચરણમાં પોતે જેને ઈષ્ટ રૂપે સ્વીકાર્યા હોય એનું પ્રથમ વંદન થાય એને વંદન થયા પછી એને ઓવરટેક કરીને કોઈ શાસ્ત્રમાં કાંઈ વર્ણન કરાય નહીં આ શાસ્ત્રીય મર્યાદા છે એટલે જો શ્રી કૃષ્ણ ભગવાને ગીતા પોતે લખી હોત તો એમણે ચતુર્ભુજ વિષ્ણુનું મંગળાચરણ કરીને ગ્રંથના ઉદ્બોધન કર્યું હોત તો પછી વિષ્ણુ ચતુર્ભુજ ભગવાન વિષ્ણુની જ વાત કરી હોત પણ પોતાની વાત કરી શકે નહીં કારણ કે એ ચતુર્ભુજ ભગવાન વિષ્ણુની મૂર્તિ પૂજા અવશ્ય કરતા એ આજે પણ દક્ષિણમાં ગુરુવાયુરમાં એ ચતુર્ભુજ મૂર્તિ મોજૂદ છે એટલે ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ રૂપને એમને પૂજા અર્ચનામાં પધરાવ્યા છે એટલે પછી એમનું મંગળ આચરણ કર્યા પછી શિક્ષાપત્રીમાં પોતાના વિશે લખી શકે નહીં બાકી ભક્તિ ઉપાસના પ્રગટપણે ત્યારે એમની જ થતી અને બધા આવા સાક્ષાત્કારી બધા સદપુરુષો રામ ઉપાસી કૃષ્ણ ઉપાસી એવા બધા એની ઉપાસના ભક્તિ કરતા એટલે ભળી કોઈને એમ થાય કે ભગવાન શબ્દ એ તો મૂર્તિ માટે વાપરો હોય કે મૂર્તિ પાસે બેઠા હોઈએ અને જેવી મર્યાદા રહે તેવી છેટે જાય તો કેમ રહે મૂર્તિ માટે પણ આ નથી એટલા માટે નથી કે મૂર્તિની મર્યાદા રહે બીક ન રહે ભેદ સમજો મૂર્તિની મર્યાદા રહે કે ભાઈ ઠાકોરજી બિરાજે છે તો જરા વ્યવસ્થિત રાખ્યા છે તે મર્યાદા રહે પણ બીક ન રહે આપણે ત્યાં ઉભા હોઈને આડોવડો જોઈએ તો આપણને બીક નથી કારણ ખબર છે કે આ મૂર્તિ કંઈ લાફો મારવાની નથી બીક કોઈ વ્યક્તિની લાગે જો કંઈ બોલશું જો કંઈ આડાવડું જોઈશું તો એ વ્યક્તિ છે એ તરત તતડાવશે ખખડાવશે બીક વ્યક્તિની લાગે મર્યાદા મૂર્તિને રહે એટલે પ્રશ્નમાં ભગવદાનંદ સ્વામીએ મર્યાદા શબ્દ નથી કહ્યો પણ શું કહ્યું જેવી ભગવાનની પાસે બેસીએ અને જેવી બીક રહે છે એવી ને એવી દૂર દૂર જાય તો પણ બીક કેમ રહે મહારાજ સમજીએ તો એટલે જેની પાસે બેઠા છે એની વાત કરે છે એટલે ભગવાન શબ્દ સહજાનંદ સ્વામી માટે એટલે પ્રશ્નનો અર્થ ભાવાર્થ આવો થાય શું થાય હે મહારાજ આપ તો અમારા પરમેશ્વર છો ઈષ્ટદેવ છો આપણી પાસે બેઠા હોય અને જેવી બીક રહે છે એવી નવી બીક દૂર દૂર દેશાવરમાં જઈએ તો એવી નવી બીક રહે તો કેમ સમજીએ તો રહે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી જો ભગવાનનું પૂરેપૂરું મહાત્મ્ય સમજીએ તો રહે હવે એમણે ભગવાન શબ્દ વાપર્યો ત્રીજા પુરુષ એક વચનમાં જો ભગવાનનું પૂરેપૂરું મહાત્મ સમજીએ તો બીક એવી ને એવી રહે પણ એનો અર્થ શું થયો સ્વામી એ સ્વામી મારું જેવું મહિમા છે એવો યથાર્થ મહિમા જો તમને સમજાય તો તમે જ્યાં જાઓ ત્યાં તમને એવી ને એવી બીક અને મર્યાદા રહે મારો જે મહિમા છે એને યથાર્થ સમજો તો કોઈને એમ થાય કાં તો તમે બધા આવી રીતે ગૂંચવીને કરી દીધું છે શું મારા ઉપર નાખે ને કાં તો આમાં તો હતું નહીં તમે કીધું છે ના એટલે જ હું કહું છું કે આ પ્રશ્નોનો જે હવે ઉત્તર આપે એ ઉત્તરને એવી રીતે તમે જો સ્વભાન થઈને સાંભળો એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાનું પ્રત્યક્ષની વાત કરે છે અને એનો અપરંપાર જે પુરુષોત્તમપણું એ જે કહે છે એ તમને હાથમાં આવી જાય હવે જો વાંચું છું પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જેવી પાસે ભગવાનની મર્યાદા રહે તેવી છેટે જાય તો પણ રહે જો ભગવાનનું પૂરું મહાત્મય સમજે તો સાંભળજો પૂરી સાવધાન રીતે એ મહાત્મય એમ સમજવું કે જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે પુરુષોત્તમપણું કહેતા જશે અને પોતાની વાત કરશે પણ જો તમારી પાસે બે ટકા હશે તો શું એ ખાલી જગ્યા અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વય પણ રહ્યા છે અને અન્વય થકા પણ વ્યતિરેક છે અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે જેવા પ્રત્યક્ષ પ્રત્યક્ષનો અર્થ છે આંખની સામે ફેસ ટુ ફેસ જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યંતરયામી રૂપે બિરાજમાન છે અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી અને અનંત કોટી બ્રહ્માંડને વિશે જે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય થાય છે અને તેને વિશે એટલે અનંત બ્રહ્માંડોને વિશે જે પ્રાણીઓ છે જીવો છે એને સુખ દુઃખનો જીવોને જે સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે એ જેટલું કરે તેટલું જ થાય છે એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડીને ચાલે છે એ પણ એ તો ઘોડાના પણ આધાર છે અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય છે કે પૃથ્વી ભગવાનને ધરી રહી છે પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય પણ એ ભગવાન તો સૂર્ય ચંદ્ર અગ્નિ એ સર્વના પ્રકાશના દાતા છે એવી અદ્ભુત સામર્થ્ય છે તો પણ તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે એવી રીતે મહાત્મા સમજે તો જેવી પાસે રહ્યો હોય અને મર્યાદા રહે એવી છેટે જાય તો પણ રહે ઘોડાઓ પણ કોણ ફરતું મશાલનું દર્શન મશાલને અને ચંદ્રને અજવાળે કોનું થતું મૂર્તિમાં મશાલ હોઈ શકે મોટી જ્યોત સળગાવે દર્શન થાય પણ કોઈ મંદિરની મૂર્તિમાં ચંદ્રથી દર્શન ન થાય ગર્ભરૂમમાં હોય એ સભામાં શ્રીજી મહારાજ બેસતા અને જ્યારે ચંદ્ર પ્રકાશ્યો હોય ત્યારે મશાલ ન થતી અને ચંદ્રને અજવાળે મહારાજ બેસતા અને સભાને વાત કરતા કથા વાર્તા પ્રવચન કરતા એટલે પોતાની અને પાછું એમ કહ્યું કે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે કોની સામે જોઈને કહે છે ભગવદાનંદ સ્વામીને કે કલ્યાણને અર્થે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે એવી રીતે મહાત્મા સમજે તો જેવી પાસે રહે હોય મર્યાદા રહે તેવી છેટે જાય તો પણ રહે પણ હજી કાંઈ બહુ તમને હાથ આવ્યું હોય ગજબ છે સર આ છે ને કાંઈ પણ પીધા વગર છે ને રૂવાણા બેઠા થઈ જાય આટલી વાત આમાં છે અદભુત છે પણ એ આમ હું જોઉં છું ને નથી અસર થઈ નહીં તો છે ને આ બધા છે ને આમ ટાઈટ થઈ જાય તોર આવે આમ તોર આ વાત એવી છે વગર તાવે તાવ ચડી જાય થોડુંક વિશ્લેષણ જુઓ આ સૃષ્ટિમાં અનંત જીવો છે કીડી મકોડા મચ્છર અનંત ઘણા ગણાય એવા છે પશુ પક્ષીઓ હાથી ઘોડા અનેક પક્ષીઓ પ્રાણીઓ છે કરોડો અબજોની સંખ્યામાં છે એ બધામાં શ્રેષ્ઠ મનુષ્ય છે મનુષ્યમાં એનાથી શ્રેષ્ઠ ઇન્દ્રાદિક દેવતાઓ છે ઇન્દ્રાદિક દેવતાઓ એનાથી પર એના ઉપર જેની સત્તા ચાલે એ શિવ બ્રહ્મા અને વિષ્ણુ છે જોજો એક પછી એક એક પછી એક તમે જુઓ કીડી મકોડેથી મનુષ્ય શ્રેષ્ઠ પશુ પક્ષી બધી જીવસૃષ્ટિથી મનુષ્ય શ્રેષ્ઠ મનુષ્યથી ઇન્દ્રાદિક દેવતાઓ શ્રેષ્ઠ ઇન્દ્રાદિક દેવતાઓ કરતા પણ શિવ બ્રહ્મા અને વિષ્ણુ ત્રિમૂર્તિ શ્રેષ્ઠ એની સત્તા ચાલે એ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એનાથી પર વિરાટ પુરુષ છે કારણ કે વિરાટ પુરુષ એમાંથી આ ત્રણની ઉત્પત્તિ છે નાભીમાંથી વિરાટની નાભીમાંથી બ્રહ્મા થયા હૃદયમાંથી વિષ્ણુ થયા લલાટમાંથી રુદ્ર થયા એટલે ત્રીજે દેવ છે એના અધિષ્ઠાતા વિરાટ પુરુષ છે જે બ્રહ્માંડાકાર છે એ વિરાટ પુરુષ એના અધિષ્ઠાતા ઉત્પત્તિનું કારણ પ્રધાન પુરુષ છે પ્રધાન એટલે અંશાત્મક પ્રકૃતિ માયા અને પુરુષ એટલે સર્જન પ્રકૃતિમાં જોડાયેલ ઈશ્વર મૂર્તિ એ પ્રધાન પુરુષ એ આના અધિષ્ઠાતા છે કારણ કે એમાંથી આમની ઉત્પત્તિ થાય છે વિરાટની તો એવા પ્રધાન પુરુષ અનંત છે એક એક બ્રહ્માંડના અધિષ્ઠાતા પ્રધાન પુરુષ પ્રધાન પુરુષના યુગલ છે એવા ગણા ગણાયની એટલા પ્રધાન પુરુષ છે અને જે બ્રહ્માંડના જે પ્રધાન પુરુષ છે એને પોતાના સમગ્ર બ્રહ્માંડના જીવ પ્રાણીની ગતિવિધિની ખબર પડે બીજા બ્રહ્માંડ એને કશી ખબર ના પડે એવા અનંત પ્રધાન પુરુષો છે એ અનંત જે પ્રધાન પુરુષો છે એની ઉપર મૂળ પ્રકૃતિનો મૂળ પુરુષ છે કારણ કે એ મૂળ પુરુષ અને મૂળ માયા એમાંથી અનંત પ્રધાન પુરુષો એના જોડલા પ્રગટ થાય છે એવા એ મૂળ પ્રકૃતિ મૂળ પુરુષ અનંત પ્રધાન પુરુષોના અધિષ્ઠાતા એ મૂળ પ્રકૃતિને પુરુષ એનાથી પર અક્ષર બ્રહ્મ છે સર્વત્ર વ્યાપક એવું સચ્ચિદાનંદ બ્રહ્મ એ અક્ષર બ્રહ્મ સર્વાધાર એ મૂળ પ્રકૃતિ પુરુષથી પર છે ને એની સત્તા ચાલે છે એ અક્ષરા બ્રહ્મ એનાથી પર અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે એ અક્ષર બ્રહ્મથી પર છે માટે એને અક્ષરાતીત કહે છે અતીત છે પર છે એટલે અક્ષરાધીશ પુરુષોત્તમ કહેવાય છે એ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એક સંકલ્પ માત્રથી મૂળ પ્રકૃતિ પુરુષ થકી અનંત બ્રહ્માંડોનું સર્જન કરે છે અનંત એક સંકલ્પ માત્રથી સાહેબ અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કરે છે આટલા પલકારામાં આટલા ઝબકામાં આટલું જ કરે અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કરે છે એ પાછું કેવું અનંત લોક લોકાંતરોથી ભરેલી વિવિધ સૃષ્ટિ આપણે તો ગામડેથી અમદાવાદ આવે અમદાવાદથી બોમ્બે જાય બોમ્બેથી અમેરિકા જાય તો આહા હા હા હા હા હા થઈ જાય છે પણ એ તો જે નજરમાં ના આવે એટલા લોક લોકાંતરોના આવે એ ભાવોનો કોઈ પાર નથી અને અનંત પ્રાણીઓની વિવિધ જળ ચેતનાત્મક ભરેલી સૃષ્ટિઓનું સર્જન એક પલકારામાં એ પુરુષોત્તમ નારાયણ કરે છે અને અણુ અણુમાં અનંત કોટી બ્રહ્માંડોમાં એ પુરુષોત્તમ વ્યાપીને બેઠા છે અંતર્યામિત સાક્ષી રૂપે થઈને આમ બેઠા છે અનંત બ્રહ્માંડો અનંત કણોમાં એ વ્યાપીને બેઠા છે પાછા અનંત બ્રહ્માંડમાં એક નાની કીડી મકોડીથી માંડીને મનુષ્યો ઇન્દ્રાદિક દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ વિરાટ પુરુષ પ્રધાન પુરુષ મૂળ પ્રકૃતિ પુરુષ અક્ષર બ્રહ્મ અને અનંત અક્ષર મુક્તો જે ભગવાનની સેવામાં રહ્યા છે પામ્યા છે જે એ સમેત બધાને ધારી રહ્યા છે પુરુષોત્તમ નારાયણ પોતાની શક્તિથી અને પાળી રહ્યા છે પોષી રહ્યા છે એ પુરુષોત્તમ અને કીડીથી લઈને છેક અક્ષરમુક્ત સુધી આ નાના મોટા જીવો દેવો ઈશ્વરો બ્રહ્માંડના કોઈ એ પુરુષોત્તમની ઈચ્છા વગર આંખનું મટકું મારવા સમર્થ નથી અને બધાની ચોટલી પોતાના હાથમાં લઈને પુરુષોત્તમ નારાયણ બેઠા છે આંખનું મટકું મારવા માટે જીવ પ્રાણીઓ કે દેવો ઈશ્વરો સમર્થ નથી એટલું નહીં સુકાયેલું જળ તણખલું પણ આમથી આમ થવાને સમર્થ નથી એવા એ પુરુષોત્તમ નારાયણ સર્વાધીશ થઈને બિરાજમાન છે પાછા અનંત બ્રહ્માંડોમાં અનંત અનંત જીવો અનંત અનંત દેવો નાનામાં નાના ન જોઈ શકાય એવા પણ મુદગલ પ્રાણીઓ એવા બધાના અનંત જન્મોના સુખ દુઃખ કર્મના ફળના હિસાબ એ પોતાના હાથમાં લઈને પુરુષોત્તમ બેઠો છે એ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર મનુષ્ય થઈને ભગવદાનંદ સ્વામીને કહે છે સ્વામી આજ હું તમારી સામે બેઠો છું એ તમે મહિમા જો જાણો આજ તમને દર્શન દઉં છું પણ સ્વામી જ્યારે રાજા રોજા ઘોડા ઉપર કે માણેક વરની માણકી ઉપર લઈને ફરવા નીકળું છું ત્યારે તમને એમ થાય છે કે ઘોડો ઉપાડે છે આમને તો ઘોડી ઉપાડે છે પૃથ્વી ઉપર બેસીએ ત્યારે તમને સ્વામી એમ લાગે છે ધરતી આને ધરી રહી છે પણ અમે અનંત બ્રહ્માંડોને અનંત મુક્તોને અક્ષર બ્રહ્મ સહિત બધાને અમે ધારી રહ્યા છીએ રાત પડે મશાલ કરો દીવો કરો જ્યોત કરો ત્યારે અમારી મૂર્તિનું દર્શન થાય છે પણ સ્વામી અમે તો અનંત બ્રહ્માંડોમાં સૂર્ય ચંદ્ર અગ્નિ આદિ દેવતાઓને બધાને પ્રકાશના દાતા છે અનંત જીવોની પણ નોત્ર નેત્રની જ્યોતિઓને પ્રકાશ કરનારા અમે છીએ પણ હવે વિચાર કરો એ હું આજ તમને સાવ મનુષ્ય જેવો થઈ તમારી સાથે હસું છું બોલું છું તમે જમાડો તે જમું છું તમે સુવાડો ત્યારે સુઈ જાઉં છું બાકી એ છું વિચાર કરો કે આ જ્યારે એમણે કીધું હોય સામે બેઠા હોય થયું શું હોય એ સાંભળનારા મારીને તમારી જેવા નહોતા કે આપણને કાંઈ થતું નથી એને શું થતું હા એ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ જ્યારે જ્યારે આવી વાતો કરતા કે જ્યારે જ્યારે એનું જીવો આવા મહિમાથી દર્શન કરતા ત્યારે એના દેહ ભાવ ઓગળી જતા સાંભળજો એકસો ને એકની એક લાખ ટકાની વાત મહિમાથી દર્શન કરે મહિમાથી આમ જુએ મહિમાથી વાત સાંભળે એનો દેહ ભાવ ટળી જતો માયા ટળી જતી નિરાવણ દેહની દશા થઈ જતી નિરાવરણ દ્રષ્ટિ થઈ જતી ઓહો દર્શન માત્રથી એ સહજાનંદ સ્વામી હતા એ ભગવાન સ્વામિનારાયણ હતા આમ જોતા સાંભળતા દેહના ભાવ ટળી જાય આ પાંચ ભૌતિક શરીર નિરાવરણ થઈ જાય આ અમદાવાદનો ડોસો થાય પહેલી મુલાકાત ભગવાન સ્વામિનારાયણ નવાગામમાં થઈ પ્રેમથી બાર દર્શન કર્યા થોડી વાત સાંભળી વાત સાંભળતા ડોસા તાઈને લે લાગી આ હા હા માયાના ભાવ ટળી મુસલમાન એ મહિમાથી એને દર્શન કર્યું યા અલ્લાહ યા પરવરદિગાર એ જેવી એમણે બંદગી વિચારી માયાના ભાવ ગયા રટ લાગી કઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘેરે ગયા હરતા ફરતા બોલતા ડોસો એક જ બોલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ પેલા બધા એમના પરિવારને કે હાલા તો હિન્દુડો થઈ ગયો આ ક્યાંથી લાકડું લઈને આવ્યો આને ડોસા થાય જ્યારે જુઓ ત્યારે ન ખાવાનું ભાન ન પીવાનું ભાન ન સુવાનું ભાન નહીં કોઈ દેહનું ભાન અને લટ રટ લાગી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘરના બધા કે આ તું મૂકી દે આપણા ઘરમાં આ ન ચાલે આપણે ખુદાની બંદગી કરનારા કુરાનને માનનારા ઘૂંટણીએ પડીને બંદગી કરો નમાજ કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ અરે તને કહીએ છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ખૂબ ઘણો લાંબો છે પ્રસંગ ટૂંકમાં કહું છું ડોસા ડોસાતાઈને ખૂબ સમજાવ્યા ઘણા બધા એના ઉપર મારપીટના પ્રયોગો થયા પણ ડોસા થાય એમાં ક્યાંય અસર જ નથી અને શું કરે છેવટે પરિવારે અત્યંત ક્રૂર નિર્ણય લઈ લીધો આ હિન્દુઓનું ભજન છોડશે નહીં અને પાછું એમાંય ખુદા તો ક્યારે ધરતી ઉપર આવતા નથી ત્યારે જે નવા ગામમાં બેઠા છે એને પરવરદિગાર કહે છે એને સાક્ષાત ખુદા કહે છે આ તો સાફ સાફ ઇસ્લામની વિરુદ્ધ આની કતલ કરી નાખો તો પણ પુણ્ય થાય પાપ ન થાય માટે ડોસો ધરતી માટે ઇસ્લામ મજહબ માટે ખતરારૂપ માટે ખેતર લઈ ગયા ખાડો ગાળ્યો ડોસા તાઈને અંદર ઉતાર્યો ધૂળ નાખવાની શરૂ કરી હજી માની જા મુખમાં જે તું ભજન કરે છે મૂકી દે નહીતર આ ધૂળ તારા ઉપર ઢોળી દઈશ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ જપતા રહ્યા પેલા ધૂળ ઢોળતા રહ્યા ખાડો પુરાઈ ગયો માથે પથરા મુકાઈ ગયા એની માથે કાટાના બાવળિયા કાપીને નાખી દેવામાં આવ્યા જેથી કરીને કોઈને અણસાર ન આવે કે અહીંયા કોઈનો દાંટવામાં આવ્યો છે જીવતા દફન કરવામાં આવ્યો છે એ બધા જ કુટુંબીઓ ઘરે આવ્યા ટાઢે પાણીએ ખસ ગઈ જ્યાં ઘરે આવ્યા ખડકી ખોલી ફળિયામાં પગ મૂક્યો ઓસરીન કોરે ડોસો તાઈ બેઠો છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અરે તું તું તને તો દાટી દીધો સ્વામિનારાયણ સ્વામિનારાયણ લાંબો પ્રસંગ છે પણ અહીંથી ટૂંકમાં વળી જાઉં છું પાછો એના બાપે કુટુંબીય વિરોધ મૂકી દીધો આ સામાન્ય નથી ડોસા તારો ભગવાન પણ સાચો ને તું પણ સાચો છે ભલે કુરાન કહે કે ખુદા ધરતી ઉપર નથી આવતો પણ એ છોગલાધારી સહજાનંદ સ્વામી ખરેખર પર્વર દિગાર છે અને તું બંદગી કરે છે તારો તું પણ સાચે સાચ ભક્ત છે અમારા કરેલા અનેક અપરાધોને ડોસા એનો બાપ કહે છે એની માં કહે છે તું માફી આપજે હવે ડોસાને એનો બાપને માને બધા સાચવે છે કે આની ભક્તિ કરો આપણે તરી જઈએ તો વાતે સાચી ને આમ નીકળી જાય કોઈ અવતારમાં ક્યાંય જોયું નથી અને આ નીકળી જાય ડોસાને તો ઠાકોરજીની જેમ સાચવે છે સરસ મજાના થાળ આવે સરસ મજાના ઢોલિયા વિછાય ડોસો પ્રેમથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે પણ એક પ્રસંગ જુઓ એનો બાપ તો ડોસાને મૂકે જ નહીં ડોસાના બાપને એમ થઈ ગયું કે મેં ખુદાને ભાડ્યો નથી પણ હું ડોસો એટલે મારો દીકરો એની હું સેવા કરું એમાં મારો ઉદ્ધાર છે એનો બાપ એની પડખે જ પડખે જ રહી એ બેઠા છે ડોસો આમ સામે બેઠા છે થાંભલીને કોરે છે થાંભલીને ટેકો દીધો છે ડોસો હાથમાં માળા છે જેને મુસ્લિમ મજબહબમાં તસબી કહે છે એ આમ બેઠા બેઠા માળા કરે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમાં કોણ જાણે શું થયું ડોસા તાય ઊભા થયા ઊભા થઈને હાલ્યા આમ ડગલા ભરે છે એનો બાપ જોવે છે કે ઠીક છે પણ આખી દિવાલ સોસરો ગયો નહીં બારણું નહીં બાર શાક આખી દિવાલમાંથી સોસરેનો બાપ જોઈ રહ્યો એક આને તો દિવાલમાંથી નીકળાય નહીં આ ગયો ક્યાં એટલે ખડકીમાંથી ફરીને પેલી ગલીમાં જોવા ગયો મારો દીકરો ડોસો ગયો ક્યાં જ્યાં જોય અલો ન બહાર ન અંદર આ ગયો ક્યાં રસોડા જોયા બધું જોયું પટારા જોયા પેટીયું જોયું નાના અનાજની કોથળીઓ જોયું આ ડોસો ગયા ક્યાં એનો બાપ ગાંગો થઈ ગયો આખા ગામમાં લાકડીને ટેકે ભરે મારો ડોસો જોયો મારો ડોસો જોયો મારો દીકરો જોયો અરે તમારો દીકરો તમારે ઘરે હોય ભાઈ ઘરે નથી હું જોતો તો નીકળી ગયો ક્યાં ગયો ક્યાં હશે જેટલા સંબંધીઓ ત્યાં ફાંફા મારે પણ ક્યાંય ડોસો દેખાતો નથી પછી એને થયું લાવ એના સાધુઓને મળું અને કાંઈક માહિતી મળે આવ્યા વડતાલ સાધુઓને પૂછ્યું કે મારો દીકરો ડોસો આવી રીતે છે પણ આમ અદ્રશ્ય થઈ ગયો એટલે બધા સંતો એમણે કીધું કે તમે ગોપાલાનંદ સ્વામી પાસે લઈ જઈએ એમને મળો અમને એમાં કંઈ બહુ ગમ પડે નહીં ગોપાલાનંદ સ્વામી યોગેશ્વર યોગીરાજ બેઠા છે આવીને ડોસાતા એના બાપે આવીને પ્રણામ કર્યા જેવા આવડે એવા ગોપાલાનંદ સ્વામી આમ સામે જોયું બોલો સ્વામી મારો દીકરો ડોસો અદૃશ્ય થઈ ગયો છે ચડતો નથી બાપા એ હશે ક્યાં સામે હસતા હસતા કે એની જરાય ચિંતા કરોમાં એ બદ્રિકાશ્રમમાં નરનારાયણ પાસે પહોંચ્યો છે ઓહો હો જરાય ચિંતા કરો મારી નરનારાયણ પાસે બદ્રિકાશ્રમ આ ધામમાં દિવ્ય ધામમાં તમારો ડોસો ગયો છે વિચાર કરો આ ગોપાળાનંદ સ્વામી અહીંયા બેઠા બેઠા જોવે છે એક આશ્ચર્યમાં બીજું આશ્ચર્ય છે એનો બાપ કે આ સાધુ એ અહીંયા બેઠા બેઠા ક્યાં મારું ઘર ક્યાં બદ્રિકાશ્રમ ત્યાં બેઠા બેઠા પૂછું ત્યાં ફળ દઈને કહે છે કોમ્પ્યુટર હોય તો વાર લાગે જરાય ચિંતા કરતા નહીં બદ્રિકાશ્રમમાં તપ કરવા ગયા છે વિચાર વિચાર કરો એ ગોપાળાનંદ સ્વામી એની પાસે મહાપુરુષદાસ સ્વામી એમના શિષ્ય એ મહાપુરુષદાસજી સ્વામી એને એકવાર પૂછ્યું સ્વામી મારે તમારો મહિમા કેવો સમજવો ગોપાળાનંદ સ્વામી કે આવી રીતે રાતનો સમય અને હરિકેન ફાનસ લેન્ટર્ન એ બળતું હતું એમાં નાની જ્યોત હોય કાચના પેલાની અંદર વાઇટ જલતી હોય ને અને મહાપુરુષદાસજી સ્વામી બોલ્યા ભાયાવદરના રામજી જોશી પૂર્વાશ્રમનું નામ વાત સાંભળજો ભાઈ રૂવાડા રોંગટા થઈ જાય સ્વામી મારે તમારો મહિમા કેવો સમજો સ્વામી કે રામજી આ ફાનસમાં તને વાઇટ સળગેથી દેખાય છે હા સ્વામી ચોખ્ખી દેખાય છે આવી જ રીતે અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને હું આમ જોઉં છું આમ જોઉં છું દીવાની જેમ ઓહો હો શું સ્વામી હા લગાર ખેતો ખોટું કહેતો તમને સ્વામિનારાયણના સોગન છે આ દીવાની જ્યોતની જે અનંત કોટી બ્રહ્માંડના જીવોને હું આમ જોઉં છું વાહ વાહ રે પણ મનાય કોઈને જે બધા વિદ્વાનો બહારના છે એ બધાને એ વાતો કરીએ એટલે તરત કે સાહિત્યક મનોરંજન છે આ સાહિત્ય મનોરંજન નથી આ પ્રૂવ થયેલી વાત છે એ ગોપાળાનંદ સ્વામીના પ્રતાપે મહાપુરુષદાસી કોઈની સામે જોઈને સમાધિ કરાવી નાખતા પોતે ભગવાન સ્વામિનારાયણ તો વૈયા ગયા પછી એ પોતે સમાધિ કરાવતા જેને ચાહે સમાધિ કરાવતા એ સમાધિનો પ્રતાપ ગોપાળાનંદ સ્વામીથી એમને મળ્યો અને મહાપુરુષદાસજી સ્વામી તમે સાંભળજો ભગવાન સ્વામિનારાયણને હાથે એમણે કંઠી પહેરેલી કંઠી પહેરીને સત્સંગી થયા ભગવાન સ્વામિનારાયણ હાથે મહાપુરુષદાસજી સ્વામી પોતે રામજી જોશી એને ગેરેજ પૂર્વાશ્રમ ભાઈ વદરમાં એને ભગવાન સ્વામિનારાયણ હાથે કંઠી પહેરી દસ વર્ષના હતા ત્યારે રાધારમણ દેવ જુનાગઢ સ્વામિનારાયણ મંદિર એની મૂર્તિ પ્રતિષ્ઠામાં આ રામજી એટલે મહાપુરુષદાસજી સ્વામી એમના સંબંધીઓ સાથે પિતા સાથે આવેલા એ વખતે અને એ મહાપુરદાસજી સ્વામીએ ગોપાલ ગુણાતીતાના સાંઈ પાસે એટલું રહ્યા એમના પણ એટલા ઐશ્વર્યનો પ્રતાપોના આ બધા એમને નજરે જ જોયું ઉધારાની વાત નથી એને પોતે પોતાને હાથે આ બધા પ્રસંગો લખ્યા હું જુનાગઢ ગયો હતો ત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા વખતે શ્રીજી મહારાજની મૂર્તિમાંથી એવું તેજ નીકળ્યું આખું મંદિરને ચોગાન ભરાઈ ગયા અમારી બધાની આંખો અંજાઈ ગઈ હતી એવા ઘણા પ્રસંગો એમણે લખ્યા તો જેણે સહજાનંદ સ્વામીને બાર વર્ષની ઉંમર સુધી સેવા નજરે બધું જોયું સાંભળો નજરે જોયું ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે વર્ષો રહ્યા અને એમના અદભુત પરાક્રમો ઐશ્વર્યો એના પ્રતાપોને એમણે નજરે નિહાળ્યા અને એના થકી મહાપુરુષદાસજી અનંત ઐશ્વર્યો પામ્યા એ મહાપુરુષદાસજી સ્વામી જેને ભગવાન સ્વામીને મળ્યા છે જે સમાધિ પ્રકરણ નજરે જોયા છે એ મહાપુરુષદાસજી સ્વામી એની પાસે જામનગરના રાજકવિ માવદાનજીભાઈએ કંઠી પહેરીને સત્સંગી થયા એ માવદાનજીભાઈને મેં જોયા ને આ બધા સંતો હારે રહેલા છે છેટું ક્યાં છે ઉધારાની વાત ક્યાં છે તમે બોલો આ બધા મેં માવદાનજી કવિની સાથે રહ્યા છીએ બીજી પેઢી થઈ શું જોઈ રહ્યા બો ગાંજોમ જેણે સહજાનંદ સ્વામીને હાથે કંઠી બાંધી એ મહાપુરુષદાસજી સ્વામીની પાસે કંઠી માવદાનજી કવિએ બાંધી જેના પદો આજે ગાઈએ છીએ આપણે આજે સો સોરે વરસ નાવાણામ વહી ગયા અને જેણે નજરે ઐશ્વર્યો જોયા એના બાપે જે અનુભવ ભીમજીભાઈએ એ બધા જ માવદાનજી કવિએ પોતે હાથે લખ્યા અને એ પુસ્તક આજે પણ મહાપુરુષ દાસજીનું જીવન ઐશ્વર્ય દર્શન નામે પુસ્તક મળે છે અને એ માવદાનજીભાઈ એને અમે જોયેલા દર્શન કરેલા સાથે રહેલા આ બધા સંતો ક્યાં ઉદ્ધારાની વાત છે કેટલું રોકડું કેટલું પરમ અને કેટલો આપણને સંબંધ સાક્ષાત પુરુષોત્તમનો કે જેની વાત ના થાય એ ગોપાળાનંદ સ્વામી કહે છે જે જરાય ચિંતા કરતા નહીં ડોસો બદ્રિકાશ્રમમાં તપ કરવા ગયો છે છ મહિના થશે ને એટલે આવી જશે ડેટ પણ આપી દીધી વિચાર કરો તમે અને એક્ઝેક્ટ છ મહિના થયા અને ડોસો ઘરે આવ્યો ઓસરીને કોરે બેઠો સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને એ પછી ડોસા તાય ગુણાતીતાનંદ સ્વામી પાસે આખી જિંદગી રહ્યા અને રેન્ટ ચલાવતા અને સંતોને નાવાના ધોવાના અને વાસણના રસોડાના પાણી ભરવાનું કામ એ ડોસા તાય જુનાગઢમાં કરતા જે ડોસો તાય આવો હતો તો એ જેનો સમાગમ કરતો હતો એ ગુણાતીત બાપ કેવો હશે અને જે ગુણાતીત બાપ એવો હોય તો એ જેની મૂર્તિનું ધ્યાન ભજન ઉપાસના કરતા હતા જેની વાતો કરવા માટે જીભના કૂચા કાઢી નાખતા હતા એ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ કેવા હશે એની વાત અત્યારે આપણે માંડી હે પુરુષોત્તમ એ વાત સાંભળી દર્શન કરી માયના ભાવ ટળી જાય આવરણો ટળી જાય વૈકુંઠ ગોલોક બ્રહ્મમોહલ આદિક અક્ષરધામ સહિત લોક લોકાંતરો દિવ્ય ધામોમાં એ ભક્તો એમના ઉપાસકો વિહાર કરતા લોક લોકાંતરોમાં ગતિ કરતા અરે ભક્તો આવ્યા બધા આ દર્શનને મહિમાથી એ મૂર્તિ કેવી છે સહજાનંદ સ્વામીની કે લોક લોકાંતરોમાં વિહાર સ્વતંત્રપણે કરતા નો ઇમિગ્રેશન નો વિઝા નો પાસપોર્ટ કોઈ રોકનાર નહીં પૃથ્વી પર એ સચ્ચિદાનંદ સ્વામી જોઈ લો હરિભક્તો બધા આવ્યા દાદાના દરબારમાં શ્રીજી મહારાજે જઈને વાત કરી મહારાજ વરસાદ ખેંચાય છે જરા દયા કરો ને પ્રભુ મહારાજ કે હજી વરસાદ નહીં થાય અરે જાઓ નહીં થાય જાઓ અરે પ્રભુ બહુ ખેંચાય છે આ અરે બહુ નહીં હાર જાઓ ઉઠો અહીંથી નથી થાય એમ બધા નિરાશ થઈને ગોપાળાનંદ સાઈન પાસે ગયા બીજું એ સ્ટેજ સ્વામીને દંડોત કર્યા સ્વામી કે શું પધાર્યા શું આવી રીતે ઢીલા પડી ગયા બાબા શ્રીજી મહારાજ એટલે ભગવાન સહજાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણ એનું શ્રીજી મહારાજ ટૂંકું ફોર્મ નામ ફોર્મ એટલે શ્રીજી મહારાજ પાસે જઈને અમે વિનંતી કરી કે વરસાદની ખેંચ છે ને મહારાજ આ વરસાદ કરાવતો તો બધા જીવ પ્રાણી માત્ર અમે બધા આ બધા સુખ્યા થાય તો મહારાજે શું કીધું મહારાજ કે અત્યારે અમારી ઈચ્છા નથી જાઓ તો ગોપાળાનંદ કે હું ન કરું તો એની ઈચ્છા નથી એટલે હું નહીં કરું અરે સ્વામી આપ દયા એ દયાળુ સાચું પણ એની આજ્ઞામાં રહી એની ઈચ્છા વગર તણખલું હલતું એને ના પાડી દીધી ને હા એને જો કાંઈક સંદિગ્ધ વાત કરી હોત કે થાય કે ન થાય તો હું બીડું ઝડપી લે પણ નો ઓપ્શન હમણાં નહીં થાય તો હવે હું કાંઈ નહીં કરું તમે રાજી ખુશીથી તમે તમારે બેસો તો વાતો કરો તો ના અમારે તો વરસાદની જરૂર છે વાતોની જરૂર નથી એટલે પછી હવે આ ગોપાલાનંદ સામે ના પાડી દઈએ એટલે હરિભક્તો બધા ઢીલા થઈ ગયા કોઈને આંખમાં હોંશો આવી ગયા કોઈને પરસો વળી ગયો હવે ઢીલા થઈને આમ હાલ્યા જતા એમાં સચિદાનંદ સ્વામી ભટકાણ કેમ ઉદાસ છો કેમ આંખમાં આંસુ અરે સ્વામી પણ શું કરીએ વરસાદ ખેંચાય અને આ બધી માથાકૂટ એને આગલું કાંઈ કીધું નહીં એ પાકાઈ કરી આપણે ગોપાળાનંદ સાહેબ વાત કરી દીધી કે મહારાજે આમ કીધું એટલે ગોપાળાન સામે કાંઈ કર્યું નહીં આમને કાંઈ કેવું જ નથી એટલે આમને કાંઈ કીધું નહીં કે અમે ગોપાળાન સાહેબ મેળા છે કે મહારાજને મેળા છે સીધી જ વાત ફટકારી કે સામે ઢીલા જ પડી જાય ને વરસાદ નહીં કાંઈ નહીં તો ઉપાધિ નહીં અરે મારે પલાઠીને ગયા સીધા ઇન્દ્રલોકમાં ઇન્દ્ર બેઠો તો ત્યાં જઈને ફેરવીને એક થપાટ ઠોકી કાંઈ કોઈ ઇન્દ્ર પૃથ્વી પર પુરુષોત્તમ નારાયણ બેઠા એના ભક્તો દુઃખી થાય તને સેજ આમ વાલું ચકડું ફેરવતા વાંધો શું આવે છે એ થપાટ મારી તો ઓલો તો બોઘા જેવો થઈ ગયો શું કરવું કઈ જ પડી નહીં એને તો હું આમ કરી દીધું પરસાવો અને ભાઈ બારે મેં હાડાડ હાડારામ ગગન ગભું એમ થયો વરસાદ છૂટી પડ્યો ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અક્ષર ઓરડી આજે પણ છે ત્યાં આછી પામરી ઓઢીને સૂતા હતા જ્યાં વીજળીના કડાકાંડ મેઘની ગરજકાંડ પાણીના ધોધ ધુરુસવાનું શરૂ થયા એકદમ ઊભા થઈ ગયા દાદા ખાચર દાદા ખાતે દોડતા આવ્યા હા મહારાજ હવે એક મ્યાનમાં બે તલવાર નહીં ચાલે હવે એક મ્યાનમાં બે તલવાર નહીં ચાલે સચિદાનંદ નવો ભગવાન થયો છે હવે કાંઈ એને રાખ અને કામ મને રાખ સચિદાનંદ સાહેબ ખબર પડી ગઈ કે આ તો દખલ થઈ ગઈ આ ધંધો કરવા જેવો નહોતો સ્વામી ધ્રુજવા માંડ્યા આ મહારાજ પડકારા મારે ઇન્દ્રને થયું કે ભક્ત અને ભગવાનની બેની લડાઈમાં ક્યાંક મારો નવાણિયો કૂટાઈ જાય એને તરત ચકડું બંધ કરી દીધું વરસાદ થઈ ગયો બંધ વિચાર કરો લોક લોકાંતર ની આ વાત આ બધું ફરીથી કઉ છું સાહિત્યક મનોરંજન નથી નથી સાહિત્યક મનોરંજન નથી આ પેલું કયું ગામ ના ના આપણે જોગી સ્વામી અહીંયા પધાર ખાંભા તે ખાંભા સ્વામી ગાડામાં બેસીને જતા જોગી સ્વામી તે રસ્તામાં એક ઓલું ક્રૂડનું ઓઇલ ઓઇલ એન્જિન ચાલતા ને એટલે ઓઇલનો ક્રૂડનો ડબ્બો ભરીને ખેડૂત જતો એ હરિભગત તે સામે રસ્તામાં મળ્યા ગાડામાં તે ઓલા ક્યાં બેજા ગાડામાં અરે બાપા ક્યાંથી બે છે મશીન ચાલુ કરવું મોલ હુકાય હવે નથી કાંઈ કરવું બેજા અરે મા બાપ વરસાદ નથી ને મારે કરવું પડશે નહીતર આ બધું બેહી જા ને વરસાદ થશે બેહી ગયો જા ઘરે બેહો જા ક્રૂ ઠલવી દેજા જા ઠલવતો ત્યાં એટલે આકાશમાં વાદળું નહીં ઓલાને હરિભક્તને ઘેરે કાઢી મૂક્યો અને આયા સામે તો પછી એમ કરતા નવ થયા અગિયાર થયા બાર થયા ઠાકોર જમાડ્યા આરામ કર્યો પણ ક્યાંય વાદળું નહીં ફોદોય નહીં હારે બે ત્રણ જે સંતો હતા તે પછી કોને હું છું તે સાહેબ સામે પાછા દોઢ વાગે બેઠા થયા ફળી આમ જઈને આમ જોવે મારું વાદળું નથી મંદિરને અગાસી ઉપર ચડ્યા ત્યાં જઈને આમ પલાઠી વાળી અને બેઠા એટલે સ્વામી બધા સંતો હોય ને એ કે મા બાપ અહીં તડકામ શું બેસો આજ ભગવાન નવડાવે તો જ નાવું છે નહીં તો નાવું જ નથી અને બેઠા એ થોડી થોડી થોડી થોડી થોડી થોડી જ્યાં વાર થઈ ત્યાંથી ઉત્તરમાંથી એક વાદળી દક્ષિણમાંથી એક વાદળી ધીમે ધીમે કરતાં દોથા જેવી વાદળી મોટી થઈ એવડું મોટું વાદળું થયું મધ્ય આકાશે આવ્યું બાર બાર વર્ષથી બે બેનપણીઓ પોતપોતાના હારે વહી ગયું હોય અચાનક બાર વર્ષે એ જન્માષ્ટમી મળે અને ભેટે અને જેમ હાડકાની કડડાટી બોલાવે એમ બે વાદળીઓ ભેટી આને કડડાટી બોલીને વરસાદ થાય જો બંબાકાર થઈ સાહિત્યક મનોરંજન નથી શ્રીજી મહારાજ સુરત નવસારી વલસાડ એનાથી આગળ ધરમપુર સ્ટેટ આવે ક્યાં ભાવનગરનું ગરડા અને ક્યાં વાંસદા ને વલસાડ ને ક્યાં ધરમપુર ત્યાં શ્રીજી મહારાજ પરમહંસો સાથે અને હરિભક્તો સાથે પધાર્યા હતા ધરમપુરમાં કુશળ કુંવરબાઈને પાંચસો ગામડાનું રજવાડું ત્યાં પછી ઘણા દિવસ પછી એ કુશળ કુંવરબાઈના આગ્રહથી જીવવાન લાડુવા ગરડાથી ત્યાં ગયા એટલે મહારાજે ગઢપુરના સમાચાર પૂછ્યા કે બધા કેમ છે હવે આજે વીસ પચીસ દિવસ થઈ ગયા છે એને પૂછે છે ત્યારે ભગવાન સામે પૂછે છે એને તો જીવભાઈ કહ્યું બધા સુખી છે પણ મહારાજ સચ્ચિદાનંદ સ્વામી તમે જ્યારથી નીકળ્યા ત્યાંથી અંજળ છોડી દીધા છે એટલે શ્રીજી મહારાજ મીઠા દાંત કાઢવા જીવબા કે મહારાજ કાં હશો એનું દુઃખ નહીં અંજળ જ લે પાણી પીતા નથી થાકી ગયા કઈ કઈ ને અંજળ હરામ તમે પગ મૂક્યો બહાર અંજળ હરામ છે અને આજે વીસ પચીસ દિવસ મહારાજ થયા સ્વામી જમે નહીં સ્વામી પાણી પીએ નહીં એનું દુઃખ છે તો મહારાજ વધારે ને વધારે હશે અને જીવબા કે મહારાજ કેમ હસો છો તો કે એ પચીસ દિવસથી ખાતો પીતો નથી તો દુબળો પીડ્યો તો કે ના દુબળો જરાય નથી પીડ્યો મહારાજ કે એ જ તો દુબળો ક્યાંથી પડે દિવસમાં બે ટાઈમ રોજ હું જમવા બેહું ને મારી ભેળો આવીને જમીન ભૂયો જાય છે અહીંયા જેવો કુશળબા થાળ મૂકે અને માળો તટ દઈને આવે છે હું ઝપટ મારું એટલે હારવાર ઝપટ મારે અને મારે નાય નથી પડાતી એ જમીન બે ટાઈમ વિયો જાય છે એ ક્યાંથી દુબળો પડે ક્યાંથી તમારું પાણી પીએ ઓહો હો મારા તે દાદાના દરબારમાં એક વાર પછી ઓલા પાર્ષદો સેવા કરતા ને એમણે પૂછ્યું કે સ્વામી તમે હરો ફરો બધું કરો પણ મા બાપ ખાવ પીઓ તો મેં ખાઈ લીધું છે મેં જમી લીધું ક્યાં જમ્યા મહારાજ પાસે જમી આવ્યો મહારાજ ધરમપુરમાં જ અહીં તનનો ખબર પડે જા હું જમી આવ્યો તો એને શંકા કરી એટલે સ્વામી કે માળા તને જરા વિશ્વાસ નથી આવતો તો કરી ઉલટી કરીને કાઢી નાખ્યું બીરંજ પૂરી ભજીયા બધું કાઢ્યું ક્યાં ધરમપુર ના અહીં ભજ્યું નીકળ્યું એ સહજાનંદ સ્વામી એ પુરુષોત્તમ નારાયણ છે પણ મનુષ્ય જેવા થઈને બેઠા છે એટલે પાસે બેઠા હોય તો એમ લાગે બીક પણ બીજે જાય છેટે જાય એટલે એમ થાય હવે ક્યાં કોઈ ભાળે છે હવે ક્યાં ભાળે છે એટલે પછી મજ મજા જેને સમજાયું નથી જેને મહિમા ઉતર્યો નથી જેને ઠર્યો નથી એટલે પછી આવું થઈ જાય <clears throat> પણ એ દૂર દેશાવરમાં ભગવાન સ્વામિનારાયણ સહજાન સ્વામી શ્રીજી મહારાજ હોય અને નથી ભાળતા એવું નથી એમણે કીધું કે જેવા પ્રત્યક્ષ પ્રમાણ અહીંયા બેઠા છે એવા અનંત બ્રહ્માંડોમાં અણુ અણુમાં વ્યાપીને સ્વામી અમે બેઠા છીએ ભાઈ રામદાસજી રામાનંદ સ્વામીના શિષ્ય ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામીના શિષ્ય અને રામાન રામદાસજી એ એના વડીલ એટલે શ્રીજી મહારાજ એમને ભાઈ તરીકે કહેતા એ ભાઈ રામદાસજી નામ રાખ્યું ભાઈ રામદાસજી તરીકે બોલાવે એ વડીલ વૃદ્ધ થયા અને સમય જતા એમણે દેહ ત્યાગ કર્યો એટલે ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ થોડા ઉદાસ થઈને બેઠા લીલા કરી એટલે સભા સંતોની બધી બેઠી છે દાદાના દરબારમાં મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી અમે ભાઈ વગરના થઈ ગયા એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આટલા બધા પરમસો અત્યારે સભામાં તમે જુઓ પાંચસો પરમંશો બેઠા છે તમે આમાંથી કોઈને ભાઈ બનાવી લો મહારાજ કે એ સાચી વાત છે <clears throat> લ્યો સ્વામી <clears throat> તો અમે એક શરત મૂકીએ એ અમારો ભાઈ થાય જો બોલો સંતો આમાંથી જેમણે પોતાના દેહને અર્થે જિંદગીભર પોતાના દેહને અર્થે જિંદગીભર કાંઈ પણ માગ્યું ન હોય એ ઊભા થાવ એ અમારો ભાઈ થવા માટે યોગ્ય છે એક સાધુ ઉભા થયા જય હો પ્રભુ મેં જિંદગીભર મારા દેહ માટે કાંઈ માગ્યું નથી મહારાજ કે હેઠા બેસી જાઓ પીપળિયા ગામમાં લવજી સુથાને ત્યાં ધોત્યું ફાટી ગયું તો હાંધવા હોય દોરો માગ્યા તક નહીં બેઠા છે દાદાના દરબારમાં વર્ષો પેલા પીપળિયા ગામનું એને ખબર છે સાધુને યાદ થયું એ ભૂલી ગયા હતા હા મહારાજ તો બહુ જૂનું છે હા જૂનું અમારે નવું છે બે જાઓ અને પછી આત્માનંદ સ્વામી ઉભા થયા કે મહારાજ મેં જિંદગીભર માગ્યું નથી અને મહારાજે દોટ મૂકી અને આત્માનંદ સ્વામીને બથ ભરી લીધી કે સ્વામી તમે ખરા હવે આજથી તમે મારા ભાઈ અને ભાયાત્માનંદ સ્વામી નામ પડ્યું એકસો ને સોળ વર્ષ સત્તર વર્ષે જીવ્યા વાગડમાં અણિયાળીમાં રહેતા એ ભયાત્માનંદ સ્વામીની વાતો પણ આજે મળે છે હવે આવા એનાથી અજાણ્યું નથી શેરગઢનો મૂળજી લુવાણો ચોરી લૂંટફાટ કરનાર ધાડપાડું મોટું મોટી તેની મંડળી એનું નામ પડે તો લોકો ફફડે અને જ્યાં ધાર્યું હોય ત્યાં ફાડી જ ખાઈએ એવો અને મોવડી પોતે અચાનક સહજાનંદ સ્વામીની સભામાં આવવાનું થયું મુલાકાત થઈને દર્શન કર્યા અને આવો ભયંકર લૂંટારું દડપાડું એ તો જોઈ રહ્યો એવી મૂર્તિ આકર્ષક આંખો ઠરી પશ્ચાતાપ થયો એલા માણસને દેહે આવા પાપ કરે છે પોતાના મનને કહ્યું મહારાજના ચરણમાં પડી ગયા મહારાજ હવે આજથી હું આ બધું છોડું છું અને આપની પાસે મને રાખો હવે મૂળજી લુવાણો શેરગઢનો મહારાજની સાથે જ ફરે છે હરે છે ફરે છે સાથે રહે છે વાતો સાંભળે છે સાંભળજો પણ મહારાજ સભામાં જ્યારે જ્યારે કાંઈ વાતો કરે ત્યારે મૂળજીની સામું જોઈને ક્યારેક ક્યારેક કે મૂળજી પોતાના સ્વભાવ ઓળખવા અને સ્વભાવ છોડવા બહુ કઠણ છે એટલે તું તારું એ રીતે જોતો રહેજે એટલે મૂળજી એમ કે મહારાજ હવે એ બધું મેં મૂકી દીધું હું ભૂલી ગયો હવે તમને મારે એ બાબતમાં નહીં કહેવું પડે તોય વળી થોડા દિવસ થાય ને એટલે મહારાજ કે મૂળજી સ્વભાવ જવા કઠણ છે એટલે એના ઉપર તું ધ્યાન રાખજે મારે હવે એમાં તમારે મને કાંઈ નહીં કહેવું પડે બસ હવે ભણે તમે મળ્યા પછી બીજું શું આમ દિવસો ઉપર જાય છે દિવસો ઉપર દિવસો રાત્યો ઉપર રાત્યો ઋતુ ઉપર ઋતુ પર જાય છે એમાં એક દિવસ એ ઝાલાવાડ પંથકમાંથી બે બહેનો એ મહારાજના દર્શને આવ્યા પણ મથા લગી ભરેલો આવો પિત્તળનો મોટો ડબરો સુવર્ણના ચકચકતા ઘરેણાઓ હીરાનંગ જડેલા કિંમતી આભૂષણો એ ડબરો આખો માથા હટપ રહી અને મહારાજને દર્શને આવ્યા મહારાજના ચરણમાં પેલો ડબરો મૂક્યો મહારાજ કે બેનો આ શું છે અને મહારાજે ડબરો આમ ખોલાવ્યો બેનો એ ડબરો ખોલ્યો આખ મથાલક સુવર્ણના ચકચકિત ઘરેણાઓ ભરેલા મહારાજ આ આપ વાપરજો જે કરવું હોય અમે દઈ ચૂક્યા મારે મહારાજ એ બંધ કરી દો બંધ કરી દો એ અત્યારે કોઈ જરૂર નથી ઉત્સવ સમયે આ વખતે તમારી પાસેથી મંગાવી લેશું તમે ઘરે રાખો અહીંયા અમારે ક્યાં સાચો ના મહારાજ તમે અહીંયા રાખો અમારે ઘરમાં મહારાજ તમે લઈ જ જાઓ અહીંયા જોઈએ જ નહીં સુવર્ણમાં કલીનો વાસ તમે લઈ જાઓ અમારે અહીં કાંઈ જોતું નથી જ્યારે જોશે ત્યારે પછી તમે અરે મહારાજ પણ વપરાય જાય તો ભૂલી જાયજો અને હોય તો અમે મંગાવી લઈશું ઉત્સવ સમયમાં વાપરશું હજારો જીવાના મુખમાં જશે કામ થઈ જશે તમારું અને તમે લઈ જાઓ બહેનોને સમજાવી અને ડબરો પાછો આપ્યો ભાણુલો મૂળજી જી ધાડ એની આમ ડબરો જોયો અને બિલાડી દૂધ ભાળે નામ થયું જૂનો સંસ્કાર ઉખડ્યો ધીમેથી પછી એટલે બેનો આગી જાય એટલે મીંડા મહારાજની વાતો કરવા આવા પુરુષો અધર્મ કરવા માટે પણ ધર્મનો સહારો જોઈએ અસત્યને હાથ નથી સત્યને હાથ છે એટલે અસત્ય છે ને સત્યના ખભા ઉપર ચડીને બધી જાય છે એટલે મૂળજી મહારાજ આવા મળ્યા આવો સત્સંગ તમે બહુ સારું કર્યું મહારાજને અર્પણ કર્યું હવે એકવાર અણપણ કર્યું તો મહારાજ જરૂર તમારો સ્વીકારે એ તો બધું આપણે કરી કયું ગામ રહેવું શું તમારું નામ કઈ સોસાયટી ક્યાં રહેવું આ ઘરમાં કેટલા જણ કેવું રહેવું આ બધું પૂછી લીધું અને બેનો પછી રવાના થઈ ગયા દિવસો ઉપર દિવસો થોડા ગયા એટલે મૂળજી અચાનક પછી મહારાજ મહારાજ થોડી રજા જોઈ છે મહારાજ કે શું મૂળજી ઘરે આંટો મારી આવું હવે વાંધો નહીં જી જા જાણે છે છતાં બોલતા નહીં જા આંટો મારી આવ પણ ઘરે જાય હવે મારા ઘરે જઈએ ને ભાઈ આવે છે મૂળજી ઘરે ન ગયો અને એને ટન માર્યો ઝાલાવાડમાં અને ઓલા બહેનો ને ઘરે જઈને ઉભા રહ્યા મૂળજે જય સ્વામી નારાયણ ત્યાં તો બહેનો નો હરખ નું હુમાય એ મહારાજના નિજ પાર્ષદ પાસે રહેનારા આવ્યા સત્સંગ કરાવશે સેવાનો લાભ મળ્યો આવો આવો મૂળજી ભગત આવો આવો વારના લઈએ તમે આવો મૂળજી કે વાંધો નહીં વાંધો તમારા હું દુખડા લઈ લઉં છું કે મૂળજીભાઈને રાખ્યા શિરોપુરી કંસાર જમાડ્યા રાત પડી ગઈ ભગવાનની ખૂબ વાતો કરી બહેનોને વાત વાતમાંથી પૂછી લીધું તેથી ઘરેણા તમે લાવ્યા હતા સાચવીને મૂક્યા તો છે ને દુનિયામાં બહુ ખરાબ માણસો હોય છે સો લૂંટારા ફરતા હોય છે જાળવીને રહેવું ઘરેણું ગાંઠું વયું જાય મહારાજને આપ્યું હોય પછી આપણે ઉપે આપી ન શકીએ સાચવીને મૂક્યું છે ને અરે હા હા મૂળજીભાઈ પણ તમે ક્યાં મૂક્યું અરે વાત મૂકી દો કોઈને જડે નહીં પણ ક્યાં મૂક્યું તમે કોઈને જડે નહીં એવું ચૂલાની આગમણ હોય ને રાખ પડતી હોય ને એ રાખની એક ખાડો કરીને એમાં ડબરો મૂકી દીધો છે હોય ને ખબર ન પડે મૂળજી કે હ મનમાં કે મને તો પડી આને ભાઈ રાત ભાંગી બૈરાઉ સુઈ ગયા આડોશ પાડો સુઈ ગયા ગામના ગલુડિયા કુતરાય સુઈ ગયા અને ઓલો મૂળજી જાગ્યો જાગ્યો દિલ્હી પગે ઉપડ્યો રસોડું ખોલ્યું રાખ આઘી કરી ધીમેથી ડબરો કાઢ્યો અને એની પાસે ખડીયો રહેતો ખાદીના બે બાજુ ખીચાવટ એ ખડિયામાં ડબરો પધરાયો મૂળજીએ હાથમાં લીધી લાકડી નીકળી ગયો ધીમેથી બિલ્લી પગે મૂળ ધંધો એટલે કોઈને ખબર તો પડે નહીં આવડે બધું એવી ઝડપથી પણ આજુબાજુના કોઈ રસ્તા ન લીધા આડફળું બાંધ્યો જંગલના રસ્તામાં નીકળી જાઉં હાલ્યા ગયા અડધીક રાત ભાંગ્યા પછી મૂળજીભાઈ નીકળી ગયા ડબરો લઈ હવે અહીંયા હેલા જાય છે હવાર પડવાની રાહ જોવે છે એમાં મોં હુજણું થાય છે મૂળજી વિચાર કરે છે ક્યાંય નદી તળાવ સરાવર ક્યાંય દેખાય નદી તળાવ સરોવર દેખાય તો નાયે ધોયે દાંતન પાણી કહીએ પાણી ખોળે એમ આમ આમ આમ નેજવા માંડીને ચારે બાજુ જોવે કે પાય પાણી ઝળકે છે સૂરજના અજવાળામાં એ પાણી ઝળકાટ ગોતે એમાં માણેક વર્ણી માણકી ઉપર સહજાનંદ સ્વામી ત્રણ છોગલા ફરકાવતો ફરકાવતો હાથમાં છડી લઈને આમથી આવે મૂળજી ક્યાંય ક્યાંથી અરે મેં બધું પૂછી લીધું હતું તમારો પ્રોગ્રામ શું શું છે ક્યાં ક્યાં ગામ જવાનું છે બધું પૂછ્યું તું અહીં ક્યાંથી આવી ગયા એટલે આમ ભાગ્યો આમ જ્યાં દિશા પકડી ત્યાં સામેથી માણેક વર્ણી માણકી ઉપર સહજાનંદ પ્રભુ રૂમમાં જુમા રૂમમાં જમા માણકીને રમાડતા આવે મૂળજી આમ ભાગ્યો ત્યાંય માણકી ઉપર સહજાનંદ સ્વામી દેખાય આમ ભાગ્યો ચારેય દિશામાં જ્યાં જોવે તે મૂળજી ઊભો રહી ગયો પરસ્યો વળી ગયો ચારે બાજુ જોવે ક્યાં જવું ક્યાંય દિશ હુજે નહીં ત્યાં તો માણકીને રમાડતા રમાડતા મારો પ્રભુ સહજાનંદ એની પાસે આવી ગયા મૂળજી તું અહીંયા ક્યાંથી તું તો ઘરે જતો હતો ને હા મહારાજ હું છું ને ભૂલો પડી ગયો મહારાજ કે સાચી વાત છે ન કરવાનું કરીને બેઠો ભૂલો જ પડી ગયો હતો મહારાજ હું જાતો તો ઘરે પણ હું ભૂલો પડી ગયો સારું કર્યું તમે આવ્યા મને રસ્તો દેખાડો ઠેકાણે પહોંચી જાઓ મહારાજ કે મૂળજી રસ્તો દેખાડવા જ આવ્યો છું રસ્તો દેખાડવા આવ્યો છું એકવાર ભૂત પકડે તો મૂકતું નથી તો મેં તને પકડ્યો કેમ મૂકીશ મૂળજી વાંધો નહીં ભૂલો પડી ગયો પડી જવાય તે મૂળજી આમાં શું છે કાંઈ નથી મહારાજ એ તો શું છે નાસ્તો પાણી છે ભૂખ ભૂખ લાગે તો કટક બટક કરા થાય એ નાસ્તા મૂક્યું છે મારે કે નાસ્તામાં શું છે જોવા તો દે હવે મારા નાયા ધોયા વગર એને ક્યાં અડવું મહારાજ આપણે ચોખ્ખા રહેનારા અને હજી નાયા ન હોય એમાં ક્યાં નાસ્તાના હાથ અડાડવો મહારાજ કે વાંધો નહીં તારે ન અડાય પણ હું તો પવિત્ર છું લાય હું અડું મારે તારો નાસ્તો જોવો અને ભાઈ પરસેવાના છપ જ્યાં વળી ગયા નીતરવા માંડ્યો નાહ્યા વગર મહારાજે ખલેચું લીધું હાથમાં ડબરો કાઢ્યો મૂળજીને તમરા બોલી ગયા મહારાજે ધીમેકથી ડબરાનો ઢાંકણો આમ ખોલ્યું અને મૂળજીને કીધું મૂળજી આ નાસ્તો છે એ મૂળજી મને શું જાણીને ભેળો રહ્યો છે અને તું મને કેવા જાણે છે હું તારા જેવો છું તું રજા લે કે સંકલ્પ કરે તોય હું ઘટ ઘટનું અનંત કોટી બ્રહ્માંડનું જાણું એની આગળ તને આ કરતા શરમ ના આવી મહારાજ મારી ભૂલ થઈ ગઈ છે મૂળજી ઓલી બે બેનો કકળાટ કરે છે એને ઘરેના એટલો દુઃખ છે કે અમે મહારાજને આપવા માટે રાખ્યા હતા એને હાથ ન લાગ્યા અને આ શું થઈ ગયું કોઈ મૂળજી જેવો બીજો માણસ આવીને અમને છેતરી ગયો કકળાટ કરે છે જા એને પહેલાં આપ્યા પછી જ મારું મોઢું જોઈએ જા મૂળજી મહારાજ ભૂખ્યો તરસો જાય આપી આવીશ પણ તમે મને તર છોડતા નહીં ના મૂળજી તને નહીં છોડજા પણ આપ્યા પાછો ઘટ ઘટનું જોવે છે એમ મહારાજે કહ્યું કે અણુ અણુમાં જેવા પ્રત્યક્ષ પ્રમાણ બેઠા છે એવા અણુ અણુમાં બેઠા છે એમ જાણે તો કોઈ ખોટું કામ થાય એવી ને એવી મર્યાદા રહે પણ એટલેથી પતતું જો આપણે એમ જાણીએ ભાઈ જોવે છે તો આપણે સમજીએ છીએ ભગવાન નથી માનતા આપણે ભાઈ બધે ભગવાન ક્યાં છે આ ગામનો ભરવાડે એમ કે છે ભગવાન બધે સ હે એટલે જર્મની વાળા ઘણી વાર ચક્કર ખાઈ જાય છે શ્રી કૃષ્ણ તો ગોવાળ ગાયો ચારનારા ગીતા વાંચે ટ્રાન્સલેટેડ થયેલી એટલે એમ થાય કે એ જે દેશનો ભારતનો એક શેફાટ ભરવાડ આટલું ઊંચું તત્વજ્ઞાન પીરસતો હોય તો એ જ્ઞાસનો વેલ એજ્યુકેટેડ માણસ તો શું કહેતો હશે પણ અહીંયા આવે તો ખબર પડે એટલે આપણને એમ લાગે કે હાવ મનુષ્ય જેવા છે પણ હજી જુએ છે એટલેથી પત્તું નથી બહુ સરસ કારણ કે સમજ્યા વગર કઈ ત્રણ ચાર વાક્યો નથી લખ્યા અને એમાં જ હાર્દ છે હાર્દ એટલે હાર્દનો બાપ છે એમાં કોઈ જો આપણે માનીએ છીએ ને ઘટઘટમાં રહીએ છીએ પણ એમ પાછા વળતા નથી જો તમે કોઈ ઘર હોય અને ત્યાં બહાર એક ખાટલો નાખીને ડોસો પીડ્યા હોય અશક્ત માંદલા બેડ રીડન હવે ત્યાં પીડ્યો છે હવે એના ઘરમાં ચોર આવે <clears throat> તો ચોરી કર્યા વગર રહે કારણ એને ખબર છે ભલે ડોસો જોવે જ છે ને જોવે તો છે ચોર આવ્યા તો ચોર એનાથી અટકી નથી જતો ભલે જોવે પણ એને ખબર છે કે આ કાંઈ કરી શકે એમ નથી એટલે અટકે નહીં એટલે જોવા માત્રથી કામ પતે નહીં પણ એમ તમે એમ સમજો સપોઝ એ જે બેઠો છે એની જગ્યાએ કોઈ બળુકો લોટ કોણ સમર્થ માણસ બેઠો હોય ઢોલિયા ઉપર તો તો ચોર આવે તો ઓલો લોઠો બેઠો છે એ કઈ જોઈ નહીં રીએ તો ચોર ભાગે ને ના ભાગે ચોરના હાથમાં બંદૂક હોય આની પાસે કાંઈ ન હોય તો શું કરે તો ચોર લઈને વયો જાય ઓલો ઊભો થઈ જાય કારણ બાર જોટાળી લઈને આવ્યો છે એટલે ગમે એવો સમર્થ હોય તો ઉભો રહી જાય પણ બેઠો હોય સમર્થ હોય જોતો હોય હાથમાં હથિયાર હોય બાર ચોટાળી લઈને બેઠો હોય અને ચોર આવે તો તો ભાગે ના ભાગે એ જાણે ઘરનો ધણી નથી પાડોશી છે અજાણ્યો છે હવે એને પોતાને લેવા દેવા હોય કે ન હોય એને આ ઘર સાથે શું નિસ્બત એટલે ચોર પાછો વળે નહીં પણ દેખતો હોય સમર્થ હોય હાથમાં હથિયાર હોય અને ઘરનો માલિક બેઠો હોય અને ચોર આવે તો જીવ બચાવવા ચોર પેલાના ગરધણીના પગમાં પડી જાય ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ ફૂંકી મારતા નહીં આટલું થાય એમ ચાર વાક્યો જે લખ્યા છે ને એમાં આ લખ્યું છે એ જ વાત છે સમજવાની એ ચાર વાક્યોમાં જ પુરુષોત્તમપણાનું અમૃત ભર્યું છે ચાર વાક્યો હા પુરુષોત્તમપણું કેટલામાં છે સર્વ સૃષ્ટિ કરતા હતા પણ સર્વ અંતર્યામી પણ સર્વનું કંટ્રોલિંગ પણ અને સર્વ જીવ પ્રાણી માત્રના કર્મ ફળનું પ્રદાતાપણું આ ચાર બાબતમાં પુરુષોત્તમ પણ છે તમે જો આમાં શું મહારાજ પોતે કે છે કે હું કોણ છું કે જેવા ભગવાન પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે મતલબ શું જુએ છે યો વેતી યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વત જુએ છે અને એ ભગવાન અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એના કરતા છે માલિક થયા બીજું કે એ ભગવાનના ડોલાવ્યા વિના એક પણ તૃણ ડોલવાને સમર્થ નથી જોવે છે સમર્થ છે ઘરનો માલિક છે અને હાથમાં શું છે અને અનંત બ્રહ્માંડના જે જીવો એના સુખ દુઃખનો જે સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે જોવે છે સમર્થ છે હે હાથમાં છે અને ઘરનો માલિક છે આ સમજાય તો અહો અહો અહો પણ થાય એક રાજાને એક વિચાર આવે ભગવાન ક્યાં રહેતા છે ભગવાનનું મૂળું કઈ બાજુ મુખ કઈ બાજુ હશે ભગવાન બેઠા બેઠા શું કરતા છે ભગવાન શું ખાતા છે આ પ્રશ્ન બધાને વિદ્વાનોને સાધુ સંતો ફકીરોને પૂછે પણ સંતોષકારક કોઈ જવાબ મળે નહીં એમાં એક રમતા જોગી એ એના નગરીમાં ગામને પાદર આવ્યા અને બધા લોકો લાભ લે અને રાજાને ખબર પડી ગઈ તો બહુ વિદ્વાન જ્ઞાની અનુભૂતવાળા મહાપુરુષ છે તો જિજ્ઞાસુ રાજા દોડીને એમને દર્શને આવ્યા સાધુને પ્રણામ કર્યા થોડી જ્ઞાન વાર્તા થઈ અને થઈ ગયું કે આ મારા પ્રશ્નોનો ઉત્તર આપે ખરા એટલે એમણે પોતાના ચાર પ્રશ્નો રજૂ કર્યા એટલે સાધુએ સાંભળ્યા એટલે સાધુએ કીધું પ્રશ્ન તો બહુ અચ્છે હૈ लेकिन मैं यहां उत्तर नहीं दूंगा તો કલ તેરે દરબારમાં આવુંગા કાલ તારા દરબારમાં આવીશ અને ત્યાં જ ભરી કચેરીમાં આના ઉત્તર આપીશ ભલે કઈ વાંધો નહીં મહારાજ પધારો બીજે દિવસે સાધુ આવ્યા જેવા કચેરીમાં આવ્યા રાજાએ સન્માન કર્યું રાજાએ સાધુને બેસાડ્યા અને ચાર પ્રશ્નો રજૂ કર્યા એટલે પેલા સાધુ કે મહારાજ સમ્રાટ જ્ઞાન લેવું છે કે દેવું છે તો કે લેવું છે તો લેનારો નીચે બેસવો જોઈએ દેનારો ઉપર બેસવો જોઈએ તમે રાજ સિંહાસન ઉપર બેઠા મને નીચે બેસાડો અને મને કહો તમે જ્ઞાન આપો તો આમ પાણી ઊંચું કેમ ચડશે આ જ્ઞાનવારી છે આ કેમ જશે તો મને રાજસિંહાસને બેસાડ તું નીચે બેસ પછી ઉત્તરો આપું આ એક શાસ્ત્રીય પ્રણાલિકા છે એટલે પેલા આ અદબ સાધુને રાજસિંહાસન ઉપર પધરાવ્યા સાધુને સામે બેસાડ્યા અને રાજાને રંકની જેમ બેસા અને કહ્યું બોલો મહારાજ ગુરુ મહારાજ બોલો કે આપ અમને પ્રશ્નના ઉત્તર આપો એટલે સાધુ કીધું દૂધ મંગાવો દૂધનું પાત્ર આવ્યું સામે મૂક્યું રાજાને કે મહારાજ ગુરુ પેલા રાજાને સાધુ કે સમ્રાટ તમે આ દૂધમાં ઘી હોય એવું માનો છો અરે દૂધ છે જ ને માનવાનું શું છે જ તો આમાં ક્યાં છે એ બતાવો કયા પોર્શનમાં કયા ભાગમાં ક્યાં ઘી છે અરે એક અણુમાં અણુ અણુમાં એક ભાગવા નહીં સમગ્ર દૂધમાં અણુ અણુમાં ઘી છે અણુ અણુમાં છે ને હે ઘી છે ને પાછું અણુ અણુમાં હા ભગવાન આવી રીતે તમે કહો છો ને ક્યાં છે અણુ અણુમાં છે વાહ ગુરુ મહારાજ બહુ બઢિયા ઉત્તર દિયા અણુ અણુ में હા हाँ दिखाई क्यों દેતા મંથન કરો મંથન કરો જમાવો ઉબાલો જમાવો जमाओ મંથન કરો તો तो આવેગા आएगा और घी સચ વાત છે સાધના કરો તો દેખાઈ ગયા બાકી અણુ અણુમાં બેઠા છે હે પ્રભુ તો ભગવાનનું મુખ કઈ તરફ છે સાધુ દીવો જલાયો દીવાને સામે રાખીને કહ્યું આ દીવાનું મુખ કઈ બાજુ છે અરે મારા ચારે બાજુ મુખ છે ભગવાનનું મુખ પણ ચારે બાજુ છે ચારે બાજુ એનું મુખ વાહ મહારાજ બહુ બઢિયા ઉત્તર દયા બહુ બઢિયા ઉત્તર દયા માશાલ્લા બહુ ઉત્તર બઢિયા દિયા અચ્છા તો ભગવાન શું કરે છે બસ આજ એટલે રંક ને રાજા ને રાજા ને રંક ભગવાન બેઠો બેઠો આજ કરે છે મારી જેવા રંકને રાજસિંહાસન પણ બેસાડ્યો છે અને તારા જેવા રાજાને અત્યારે રંક બનાવ્યો છે ભગવાન સતત આ જ કામ કરે છે રંકને રાજા કરે છે રાજાને રંક કરે છે તો ભગવાન ખાય છે શું મારા તારા જેવા જીવોના અહંકારને અભિમાનને ભગવાન ખાય છે કેટલી સરસ વાત જો આપણને આ ચાર લીટી સમજાય જાય કઈ ચાર એ ભગવાન અણુ અણુમાં બેઠા છે એના ડોલાવ્યા વગર એક તૃણ પણ ડોલતું નથી અને અનંત બ્રહ્માંડોમાં જે જીવ પ્રાણીઓ છે એના સુખ દુઃખ બધા એના હાથમાં છે અને અનંત બ્રહ્માંડોનો એ ધણી છે આ ચાર વાક્યો સમજાય તો ચાર ઘટના બને ચાર વાક્યોમાં ચાર ઘટના બને એક પછી એનાથી ક્યારેક કંઈક ખોટું થાય નહીં પાપાચાર થાય નહીં દુરાચાર થાય નહીં એક બીજું કામ ક્રોધાદિક વિકારો જીવનમાંથી નીકળી જાય રાગ દ્વેષાદિક દોષ હોયા જાય બે ત્રીજું એને પછી ક્યાંય ભય ના રહે એ નિર્ભય થઈ જાય ત્રણ ચોથું ભગવાનને સુખે સુખીઓ થઈ જાય આ ચાર ઘટના ચાર વાક્યોમાં બની પેલું એનાથી કશું ખોટું પછી થાય એક નગરમાં નાટક મંડળી આવી એવું નાટક જમાવે લોકો બબે ત્રણ ત્રણ વાર જોવા જાય સમજવું હોય જાય કેમ ઘણા એટલા આમ સમજવું હોય ને એની વાત જ મૂકી દીધી એક જણો ફિલ્મ જોવા ગયો તે ટિકિટ લે અને ત્યાં જાય દોર પાસે જાય વળી પાછો આવે પાછી ટિકિટ લે પાછો ડોર પાસે જાય પાછો આવે સાત વાર ટિકિટ લઈને ગયો ને સાત વાર ડોર પાસે ગયો ને સાત વાર ડોરથી પાછા એવો ટિકિટ વાળો હતો એને થયું કેલા ભાઈ તું કાળા બજાર કરે છે કે શું કરે છે વારે વારે ટિકિટ લઈ જાય છો ને અંદર ઘૂસ તો કેમ નથી તો કે કેવી રીતે ઘૂસે મૂર્ખો બુડથલ જેવો ત્યાં ડોર ઉપર ઊભો છે હું જેવો ગરવા જાઉં છું મારી ટિકિટ લઈને ફાડી નાખે છે એને એટલું નથી સમજાતું ફાડવું પડે ફાડી નાખે છે એટલે હું નવી લેવા આવું છું વાહ એ તો ઓકે કરે છે ચાલો હવે બેસો એમ તારે ફાડી નાખ્યો નવી લેવા જાય એટલે હવે સિસ્ટમ હશે કે નહીં ખબર નહીં એટલે તમને કદાચ બહુ હવે બીજું પંચિંગ કરતા છે કે રામ જાણે શું કરતા છે ખાઈ જતા ગળી જતા શું કરે જે હોય તે નાટક મનોજનગરમાં આવી સરસ મજાનું નાટક જામ્યું આખો ગામ હલકીને જોવા જાય આડોસ પાડોશના ગામડાઓ પણ આવે નગરમાં ટોક ઓફ ટાઉન એ શું નાટક શું નાટક શું સીન શું અભિનય શું અદા શું વાર્તાલાપ શું ભાઈ ડાયલોગ્સ આ હા હા બધા લોકો હોંશે હોંશે જાય અને નાટકની થીમ સાંભળી એક ઝૂંપડીમાં રહેનારા સાધુને થઈ ગયું જોવું જોઈએ પણ હવે જાય તો ભૂંડો લાગે કારણ કે નાટક છે નાટકમાં શૃંગારિક વાતો આવે આવું બધું આવે એટલે કોઈ એમ થાય મહારાજ તમે અહીંયા એટલે વળી પાછા આપણામાંથી શ્રદ્ધા વહી જાય તો પાંચ પૈસા મૂકવા વાળો સમુદાય ઘટી જશે એટલે આ ઠીક લાગતું નથી જાવું છે જોવું છે પણ બધાય ભાડે એટલે પછી એને મેનેજરનો સંપર્ક કર્યો ત્યાં હુંક લગાવ્યો મેનેજરને ખાનગી મળીને કહ્યું કે મેનેજર સાહેબ બહુ બઢિયા નાટક है आपका क्या बात मैं भी सुन के खुश हुआ स्टोरी क्या क्या अदा ऐसा नहीं कर सकते मुझे भी दिखाओ हाँ देख सकते हो आप मैं फीस नहीं लूंगा આવી જાઓ કોઈ પૈસો નહીં પૈસાની વાત નથી તો મને એવી જગ્યાએ બેસાડો કે જ્યાંથી હું નાટક જોઈ શકું પણ મને કોઈ ન જોઈ શકે મેનેજર એવો બુદ્ધિશાળી એમણે કીધું મહારાજ મારી જાણમાં તો એવી કોઈ જગ્યા નથી કે જ્યાં હું તમને બેસાડું અને નાટક જોઈ શકો પણ તમને કોઈ ન જોઈ શકે કારણ કે ગમે ત્યાં બેસાડીશ ઉપરવાળો ભગવાન તો બધેથી જોતો જ હશે જોતો જ હશે જોતો જ હશે અને સાધુને શોખ લાગ્યો ઓ મારા પ્રભુ મારો વાલો તો જોવે જ છે સાધુ પાછો વળી ગયો જાગી ગયો એ જોવે છે જો પોતા જ્યાં જ્યાં કામ ખોટું કરવા જાય અને એમ થાય કે હું જેને આરાધું છું એ મારો પ્રિયતમ પ્રભુ આ જોવે છે એ ભેળસેળ કરીમાં એ એ હળદરમાં લાકડું નાખીમાં એ દાણાજરમાં ઘોડાની લાઈટ નાખમાં એ રેવા દે રેવા દે આ કરીમાં એ તારા હગા ભાઈને વાતરીમાં વાતરીમાં વાતરીમાં એ પચાસ રૂપિયાના જોડા પાંચ હજારમાં દેમાં દેમાં એ રેવા દે આ બધું એ ભાઈ ખોટું કરીમાં ખોટું કરીમાં આમ ન કરે અટકાવશે જોવે છે પેલો મારો પર આમ સાક્ષાત જોવે છે એની નજર સામે મારાથી આ થાય ને જીવનમાંથી પાપ નીકળી જાય ખોટું નીકળી જાય દુરાચાર નીકળી જાય બીજું જીવનમાંથી કામાદિક વિકાર નીકળી જાય હરી જુએ બધે એની આંખ ક્યાં બગડે તમે જુઓ એક એક વાત આ પચી જાય ને તો કામ થઈ જાય બધે ભગવાન પોતાના હરિ પોતાના ઈષ્ટના રૂપ જે જુએ એને પછી આંખ ક્યાં બગડે <laughs> અરે શું વાત છે વાત રાવણ સીતાજીનું અપહરણ કરી આવ્યો પંચ અશોક વાટિકામાં મૂક્યા અશોક વૃક્ષોને જે સીતાજી બેઠા છે તે અવસર રાવણ આયા સામ દામદાન ભેટ બતાયા ખૂબ કીધું કહ કહરાવનું સુનું સુમુખી સયાની મંદોદરી આદિ સબરાની તવ અનુચરી કરવું પન મોરા એક બાર બિલોકુ મોરા મારી સામે તો સીતા જો ભાઈ બતાવ્યા લંકાની પટેલ મહિરાણી મહારાણીના લાલચ આપી દંડ ઉગામ્યા હથિયારો ઉગામ્યા તલવાર ઉગામ્યા બધું જ કર્યું પણ સીતાજી દ્રષ્ટિ જ આપતા નથી રાવણ નિરાશ થાય છે સીતાજી કોઈ રીતે વશ થતા નથી અને રાવણને અફસોસ થાય છે હવે શું કરવું હવે શું કરવું દિવસો જાય છે અને એમાં ઉદાસ બેઠો છે ત્યાં એમાં નિકુંભ નામનો એક મંત્રી આવ્યો મંત્રીએ કંઈક ફાઇલ લઈને આવ્યો છે પણ પછી રાવણને આમ ઉદાસ કામ આમાં ધ્યાન દે નહીં આ બધા કામકાજમાં ઓફિસમાં એટલે નિકુંભે કહ્યું કે માલિક અંદાતા કેમ બહુ ઉદાસ છો ઉદાસ જ તો કેટલા કેટલા પ્રયાસો કર્યા સામ દામ દાન ભેદ પણ અશોક વાટિકામાં બેઠેલી સીતા મને નજર પણ આપતી નથી હું વશ કરી શકતો નથી એ મને વશ થાય નહીં શું કરું મહારાજ એક બતાવું હા બતાવ બઢિયા ઉપાય બતાતો અવશ્ય વશ હો જાય જાયગી સીતા બતાવો બતાવો જો મહારાજ તમને માયાવી શક્તિથી ગમે તેવા રૂપ ધરી શકવાની શક્તિ છે તમે એક સાધુનો વેશ લીધો અને સીતાજી ભૂલ ખાઈ ગયા ને તમે બનાવટી સાધુનો રૂપ લીધું માયાવીથી તો સીતાજીને ભિક્ષા નહોતી આપી તો આપી અને તમે અપહરણ કર્યું ને તો એ પાછો કેમ નથી અજમાવતા એટલે એટલે તમે રામનું રૂપ ધરીને જાઓ એટલે સીતાજી દોટ મૂકશે કે મારો પ્રિયતમ આવ્યા અને સીતા તમને વશ થઈ જશે તમે રામનું રૂપ લ્યો રાવણ કે આ હા હા હા ये विचार मेरे को क्यों नहीं आया मैं लंका का अधिपति इतना बाहोश ब्रिलियंट इंटेलिजेंट पर्सन मुझे क्यों नहीं आया बढ़िया बात है हाँ महाराज ये अजमाओ पासा જાઓ મંત્રી આજ કચેરીમાં કોઈ કામ નહીં હોગા અને રાવણે માયાવી રૂપ લઈ સીતાજીને મનાવવા માટે રામનું રૂપ ધરી અને જાય છે બીજે દિવસે નિકુંભ આવે છે તો રાવણ પાછો ઉદાસ બેઠો છે કેમ મારા શું થયું નિષ્ફળ ગયો છે કેમ ન ફાવ્યા ના ન ફાવ્યા પછી રાવણે નિકુંભને કીધું શું થયું કે ન ફાવ્યા સીતાજી સામુ ન જોયું પાસે ગયા તો શું થયું સીતાજી કે કવેણ કયા ના ના તો રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા સંકલ્પ થાય નિકોમ મેં જ્યાં રામનું રૂપ ધરવાનો પ્રયાસ કર્યો ને ત્યાં શું થયું મારા ઘટની તને વાત કહી દઉં કે રામનું રૂપ ધરો ત્યાં તો મને એવા સંકલ્પ થાય એવા સંકલ્પ થાય જે મારા મનડાને મુંજાવે રામનો રૂપ ધરું ત્યાં તો હે મને એવા એવા સંકલ્પ થાય શું થાય એ ખોટો ખોટો હું રામ બનું ત્યાં તો મને રામ રુદિયામાં આવે આ હા હા હા ખોટો ખોટો હું રામ બનું ત્યાં ત્યાં તો રામ મારા રુદિયામાં આવે પછી શું થાય કે કાગ સીતાજી એ મને માવડી ભાસે કાગ સીતાજી પછી મને એ માવડી ભાસે મારું રાવણ પણ નસાવે રામનું રૂપ ધરું ત્યાં તો એ મને એવા એવા સંકલ્પ થાય જ્યાં રામનું રૂપ ધરું છું ત્યાં તો જાનકી સીતા મને તો માં દેખાય છે અને મારું રાવણ પણ સ્રવવા માંડે છે એટલે તરત બધું ઉતારી નાખું છું જ્યાં જુએ ત્યાં રામજી બીજો ભાષે રે ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાશે રે અનુભવીને અંતરે રહે રામ વાસ જ્યાં જુએ કે આ બધા મારા હરિના રૂપ છે રામમય હરિમય ઇષ્ટમય જ્યાં દ્રષ્ટિ થાય ત્યાં કામાદિક વિકાર માત્ર ખરી જાય ક્યાં નજર બગાડે હે ક્યાં નજર બગાડે રાગ દ્વેષ ઈર્ષા ક્રોધાદિક પણ નીકળી જાય સાંભળજો મજાની વાત એક કે બાદ એક અફલાતો આહા શું મજાની વાત છે વાત મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વર એના ભાઈ બહેનો સહિત ચાર સંત જ્ઞાનેશ્વર નિમિત્ત દેવ સોપાન મુક્તાબાઈ પણ ચારેય મુક્ત પુરુષો અદભુત સંત જ્ઞાનેશ્વરનું નામ સાંભળ્યું છે પણ નિમિત્ત દેવ સોપાન દેવ મુક્તાબાઈ પણ એવા છે ગોરા કુંભાર નામ સાંભળ્યું એવો મહા ભક્તરાજ ગોરા કુંભાર નામદેવ અદભુત ભક્તિ કેવી પંઢરીનાથ પંઢરનાથના પંઢરીનાથ રૂબરૂ એની સાથે વાત કરે બધા ભક્તો યાત્રાએ ગંગાજીને જતા હતા તો નામદેવને કહ્યું કે નામા ચાલો યાત્રાએ તો કે એમ ન આવું હું પંઢરીનાથ ઠાકોરજી મારા વિઠ્ઠલને પૂછું હા પાડે તું આવું અને દોડીને ગયા નામદેવ પ્રભુ અને ત્યાં જયારે ટપટપ બોલવા માંડે ને ભગવાન નામદેવને જોવે ને ભગવાન મોઢું ખોલે આવ આવ નામાં શું છે મહારાજ હું જાત્રાએ જાઉં હા પ્રેમથી જા લ્યો બોલ આજુબાજુ વાળાને કોઈને કાંઈ દેખાય નહીં એ તો વાત એવી જ છે ને જેના હાથમાં ફોન હોય એને સંભળાય બીજાને તો ના સંભળાય ને ના સંભળાય એટલે નામદેવને પછી રજા આપે અને પછી નામદેવ યાત્રાએ જાય આવું રૂબરૂ ભગવાન પથ્થરથી દેખાયેલતી મૂર્તિ એ પંઢરીનાથ કેળ ઉપર હાથ રાખીને બેઠેલો છે એ ઉભેલા છે એ વિઠ્ઠલ મહારાષ્ટ્ર ભાષામાં મરાઠીમાં ઈંટને વીટ કહેવામાં આવે છે અને પુંડરી કે ભગવાન માતા પિતાની સેવામાં હતો અને ભગવાન કસોટી કરવા આવ્યા એટલે કીધું હું અત્યારે નવરો નથી ભગવાનને કહી દીધું એટલે એણે ભગવાનને અતિથિને આસન આપવું પડે એટલે ઈંટ ફેંકી કે હું મારા બા નવડાવી લઉં સેવા પૂરી કરું ત્યાં સુધી એના માથે ઉભા રહ્યો એટલે એ ઈંટ ફેંકી ઈંટ ઉપર ભગવાન રાહ જોતા કેળ્યા હાથ દઈને ઊભા એવો ને એવો હજી સુધી ઊભો છે એ વીંટ એટલે ઈંટ ઈંટ ઉપર બેઠો અટલ અટલ ઊભો છે એટલે વિઠ્ઠલ કહેવાય આ ભગવાન એ વિઠ્ઠલના આવા રૂબરૂમાં વાત કરી એવા બધા ભક્તોની મંડળી પણ એક દિવસ મુક્તાબાઈએ ગોરા કુંભારને પૂછ્યું ભક્તરાજ હા આપણે બધા ભક્તિ તો કરીએ છીએ પણ ભક્તિમાં કોઈની કચાશ હશે કે કચાસ તો હોય પણ ન પણ હોય તો એ કેમ ખબર પડે તો કે જો મુક્તાભાઈ એવું છે હું રહ્યો કુંભાર મારે ટપલા આરે કામ ટપલું લાકડાનું એ ટપલાથી મને ખબર પડે માટલું પાક્યું કે કાચું હા તો બસ એ આપણે જ્યારે હમણાં ભજન કીર્તન માટે આપણે બધા ભક્તોની મંડળી ભેળી થાય અને એમાં ધૂન ભજનમાં લીન થાય ત્યારે મુક્તાભાઈ તમે આ મારું ટપલું લેતો આવીશ એ ટપલું તમારું ઉપાડવાનું બધાને માથામાં મારવાનું એટલે તમને ખબર પડી જશે ક્યું માટલું કાચું કયું માટલું પાકું આને ભાઈ ધૂન લાગી બધા મંડળો બેઠા ધીમે ધીમે ધૂલ ઉપડી શું ઉપડી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા હરિ ઓમ વિઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા હરિ ઓમ વિઠલા એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠલા એ પુંડરી કે દીઠેલા હરિ ઓમ વિઠલા શબરીબાએ દીઠેલા હરિ ઓમ વિઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા હરિ ઓમ વિઠલા શબરીબાએ દીઠેલા હરિ ઓમ વિઠલા શબરીબાએ દીઠેલા હરિ ઓમ વિઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા હરિ ઓમ વિઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા મુક્તાબાઈ ઉભા થયા ધૂન લાગી છે આંખો બંધ છે થોર બોલે છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાલ હરિઓમ વિઠ્ઠલા ઠાર લઈ ગઈ છે ધૂન બધાની આંખો બંધ છે અને મૂર્તિમાં લીન થઈને ધૂન ઉપડી છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા કણે કણે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા શબરીભાઈ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા પુંડરીકે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિભીષણે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા સુગ્રીવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા અર્જુને દીઠેલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા હેવા ધૂનમાં લાગ્યા છે અને મુકદાબાઈ ટપલું લીધું લાકડાનું એ જેવો આવે ને માથામાં દોડ દઈને મારે બીજાને મારે આંખ ઉઘડે નહીં હેવા મૂર્તિ માલી કદાચ કોઈની આંખ ઉઘડી જાય તો જોઈ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ હરે ઓમ વિઠ્ઠલ આમ જોઈ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ હરે ઓમ વિઠ્ઠલ કણ કણ વિઠ્ઠલ હરે ઓમ વિઠ્ઠલ એવા લીન થઈ જાય પાછા આમ જોઈ લે એમ ટપલું મારતા મારતા મારતા મારતા નામદેવના માથામાં જ્યાં ટપલું માર્યું અને નામદેવની આંખ ઉઘડી અને મુક્તાબાઈને જોયા કાળ જાળ થઈ ગયા ભાન પડે છે કશી ધૂનમાં આવા લખણ કરો છો ટખણ કરો છો બાય માણા થઈને તમારા લખણ ઝડકાવો છો ખબર નથી પડતી ભજનમાં તમે આવું કરો લાકડા દંડા લઈને આંસુ આવતા છો મુક્તાબાઈ ધૂન બંધ રખાવી દીધે ને કહ્યું કે આ માટલું કાચું છે આ માટલું કાચું છે બીજાને તો ઠીક પણ નામદેવને થઈ ગયું હું કાચો ભગવાન મારી આરે વાતું કરે અને હું કાચો દોડ્યા મંદિરમાં પંઢરીનાથ ત્યાં તો બોલ્યા આવો આવો નામા આવો પણ મહારાજ હું કાચો તમે મારી યારે વાતું કરો અને ઓલું બૈરું એમ કે તમે કાચા મારા તમે મને સાચ સાચ કહી દો હું કાચો છું કે પાકો છું મારી શું કચાશ ભગવાન કહે નામદેવ હું આના વિશે કંઈ નહીં કહી શકું તો હું ક્યાં જાઉં તને એક રસ્તો બતાવું છું અહીંથી દૂર મંગળવેઢા ગામ છે એ મંગળવેઢા ગામમાં એક વિશોબા નામે કરીને એક બ્રાહ્મણ રહે છે એમની પાસે તમે જાઓ એ બધા ઉત્તર તમને આપશે દોટ મૂકી છે ગયા પગે ચાલીને જવાનું થાક્યા પાક્યા મંગળવેડા પહોંચ્યા વિશોબાનું પૂછ્યું ક્યાં છે જ્યાં સમાચાર મળતા મળતા એમને ગોત્યા તો મહાદેવના મંદિરના શિવલિંગ ઉપર પગ મૂકીને સૂતેલા વિશોબા મંગળવેડો મહાદેવની મોટી લિંગ એના ઉપર આમ પગ રાખી અને આરામ ફરમાવે નામદેવ કે આને ભૂલના ઠેકાણા નથી એ મને શું ભૂલ દેખાડવાનો હતો પણ હવે ત્યાંથી ટાંટિયા તોડીને આવ્યો છું એટલે ઉઠાડવા દે ગગલાવીને ઉઠાડ્યા ઉઠો તમે વિશોબા હા હું છું આવો નામદેવ આવો શું છે પણ પેલી વાત છે આ મહાદેવ એના માથે ટાંટિયા રાખીને સુવો છો તમને ક્યાંય બીજું હોવાનું જીડ્યું નહીં નામદેવ એવું છે એ હું તો વ્રત થઈ ગયો ક્યારે હું ગાવી જાય શરીર લડી જાય કાંઈ કહેવાય નહીં એટલે તમે એમ કરો ને મારા પગ લઈ અને એક બાજુ મૂકી દો એટલે મારે મર્યાદા પડી જાય એટલે નામદેવે બે પગ ઉપાડી આમ ફેરીને જ્યાં મૂક્યા ત્યાં શિવલિંગ આવ્યું નામદેવ કે મળો આમ કેમ થઈ ગયું ત્યાંથી લઈને આમ મૂક્યું ત્યાં શિવલિંગ આવી ગયું આમ ફેર્યું ત્યાં શિવલિંગ આવી ગયું વિશોભાઈ બેઠા થઈને ફેરવીને દામ ને થપ્પડ મારી હજી ભાન નથી થતી નામદેવ તારી આર્ય ભગવાન વાતું કરે છે બધે ભગવાન જોતા શીખ મૂર્તિમાં જ નથી તને મુક્તાબાઈમાં ભગવાન ન દેખાણો કે એના ઉપર ક્રોધે ભરાયો ક્રોધ બીનું કીનું દ્વૈત બીનું દ્વૈતમાં અદ્વૈત શીખો બધે પ્રભુના રૂપ દેખો મુક્તાબાઈમાં તને ભગવાન ન દેખાણો સકલ સૃષ્ટિમાં તમારે ભગવાન જોવાની હજી કચાશ છે નથી જોઈ શકતા મૂર્તિમાં જ ભગવાનને જુઓ છો એટલે ભાગવતના એકાદશ સ્કંદમાં વિશોબાકે કહ્યું છે એ મારો પ્રાકૃત ભક્ત છે જેને મૂર્તિમાં જ ભગવાન દેખાય છે નામદેવ આ તમારી ભૂલ છે બધામાં ભગવાનને જુઓ અને નામદેવને જ્ઞાન થયું કે બધામાં ભગવાન જુઓ ત્યારે ભક્તિ સાચી અને ભાઈ પછી નામદેવને રટ લાગી અને એ ભૂલ સુધારી અને બધામાં હરીને જોવે બધાને હરિના રૂપ જોવે એ જ રીતે એને સેવે આદરને પ્રેમ આપે અને ક્યાંય બીજો ભાવ ન દેખાય નહીં એવી એમણે સ્થિતિ કેળવી પણ પંઢરીનાથને કસોટી કરવાનું મન થયું કે હવે મારો નામદેવનો માટલો પાક્યો કે નહીં મુક્તાબાઈ તો કસોટી લીધી હવે આ પેપર મારે લેવું પડશે અને પછી ભગવાન નામદેવના ઓરડામાં કૂતરો બનીને આવ્યા અને નામદેવ રોટલી બનાવે છે રસોડામાં અને ભગવાન આવી અને રોટલીનો થપ્પો એક જ ઝાટકે આખો ઉપાડ્યો ને ભાગ્યા અને નામદેવ પાછળ દોડ્યા પ્રસિદ્ધ વાત છે ઘીનો કટોરી લઈને દોડ્યા એ પ્રભુ ઉભાર્યો એ પ્રભુ ઉભાર્યો કોરી રોટલી પેટમાં ચૂક કરશે ઉભાર્યો મારા પ્રભુ હું તમને ઘી ચોપડી દઉં પ્રભુ મારા વાલા તમે આમ કોરું લઈને ક્યાં જાઓ એ મારા નાથ એ પ્રભુ ગઢપણ અવસ્થા દોડતા જાય લડથડિયા લેતા જાય આંખમાં પ્રેમની ભીનાશ આંસુઓની ધાર કૂતરો તો એક ગલીમાંથી બીજી બીજીમાં ત્રીજી નીકળી જાય પણ નામદેવની પાછળ કેળો ન મૂકે અને એ જ ક્ષણે જ્યારે થાક્યા ત્યારે ભગવાન કૂતરા રૂપે તો ઊભા રહી ગયા અને એમાંથી પંડરીનાથ ભગવાન પ્રગટ થયા અને નામદેવને ભેટી પડ્યા કે નામદેવ હવે માટલું પાકું બસ આપણને તુલસીમાં ભગવાન દેખાય છે એટલે દીવો કરીએ છીએ પાણી રેડીએ છીએ પીપળામાં દેખાય છે એટલે પાણી રેડીએ છીએ ગાયોમાં દેખાય છે ગૌ ઘાસ નાખીએ છીએ કીડીઓમાં દેખાય છે તો એ કીડિયારું પૂરીએ છીએ હે કૂતરામાં કદાચ દેખાતો છે તો રોટલો નાખીએ છીએ પણ માણસમાં દેખાતો નથી એમાં ભગવાન દેખાતો નથી એ ચૂકી જવાય છે એટલે એટલે બધા જ આ બધા માથાકૂટ છે પ્રોબ્લેમ્સ એન્ડ પ્રોબ્લેમ્સ ક્રિએટ્સ આ બધા આમાંથી જ થાય છે બધા ક્રિએટ પ્રોબ્લેમ થાય છે એ આમાંથી થાય છે કારણ કે એમાં દેખાતો નથી એટલે એક શરાબી માણસ મસ્જિદમાં ઘૂસી ગયો અને મસ્જિદમાં જઈને બોટલ ખોલી ઇસ્લામ મજહબમાં શરાબની મનાય છે અને એમાંય મસ્જિદ અને મૌલવી જોઈ ગયો દોટ મૂકીને પેલાને બે થપ્પડ નાખી દીધી યહાં મસ્જિદ મેં શરાબ પીતા હૈ કશું થાય કે નહીં તરે શરાબીએ બોટલ હાથમાં રાખીને બોલ્યો જોજો અરે ઓ જાહિદ જાહિદ એટલે મૌલવી અરે ઓ જાહિદ शराब पीने दे मस्जिद में बैठकर शराब पीने दे ये मस्जिद में बैठकर वरना ऐसी जगह बता दे जहां खुदा न हो शराब जाहिद पीने दे मस्जिद में बैठकर वरना ऐसी जगह बता दे जहां खुदा न हो मौलवी देखो अगर वो गुलिस्ता में पलता અગર અવો ગુલિસ્તાન બગીચો બગીચામાં જો ફૂલ પાંદડીઓમાં ખીલતો હોય ભગવાન અગર અવો ગુલિસ્તા મેં પલતા તો બતાવો મૌલવી કે વીરાને મેં કોણ આ રણ પ્રદેશમાં કોણ છે અગર વો ગુલિસ્તા મેં પલતા તો એ વીરાને મેં કોણ અગર વો શમ્મા મેં જલતા તો પરવાને મેં કોણ દીવામાં જોત બલીન જો ખુદા જલતો હોય તો પતંગિયામાં પણ કોણ છે મૌલવી બતાવો અગર વો ગુલિસ્તા में पलता तो वीराने में कौन अगर वो शम्मा में जलता तो परवाने में कौन अरे तस्बी का चक्कर लेकर तू आया है मस्जिद में तस्बी का चक्कर लेकर तू आया है मस्जिद में अगर वो एक दाने में है तो ये हर दाने दाने में कौन मौलवी साहब तुम्हों को एक दाने में भगवान खुदा दिखाई देता है अगर मस्जिद में दिखाई देता है अगर कागा काबा के पत्थर में दिखाई देता है या तो हिंदुओं को अपनी मूर्ति में भगवान दिखाई देते हैं तो हर एक दाने में है तो ये हर दाने दाने में कौन है मौलवी कौन है बताओ सभी संतान ईश्वर के मौलवी साहेब सभी संतान ईश्वर के मुफत में क्यों कटाते हो दया करो दिल में प्यारे दया करो ओ दिल में प्यारे मुफत में क्यों सर कटाते हो सभी संतान ईश्वर के मुफ्त में क्यों सताते हो મુફત મેં ક્યું કટાતે હો શા માટે બીજાને મરાવો છો ભગવાન બધે જુઓ ખુદા બધે જુઓ જ્યારે બધે ખુદા જુએ હિંસા સમાપ રોષ સમાપ રાગદ્વેષ સમાપ ઈર્ષા સમાપ કામાદિક દોષ સમાપ આ બધા દોષ નીકળી જાય આ બધે ભગવાન જોવે તો ત્રીજી વાત એ નિર્ભય થઈ જાય વાત સાચી બધે ભગવાન હોય અને એના કર્યા વગર એક તણકલું હલે નહીં એવી જેને ગાંઠ પડી ગઈ એને ભય કોનો કોનો ભય એ પ્રહલાદ પ્રહલાદને હિરણે કશ્યપોએ મારી નાખવા માટે અનેક પેતરા ઉભા કર્યા અને કોઈ રીતે કંઈ થતું નથી એટલે કે તને રક્ષણ કરનારો કોણ છે તમે મારો રક્ષણ કરનારો મારો વિષ્ણુ છે તો વિષ્ણુ બતાવો કહા હે જલે વિષ્ણુ થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે હે પિતાજી વિષ્ણુ જલ સ્થળ અને પર્વતની શિખર ઉપર પણ મારો ભગવાન પર્વત પરમાત્મા પીવું બેઠો છે એમ આ થાંભલામાં છે હા છે દગદગતો લાલ લોહ થંભ તારો ભગવાન એમાં છે વિષ્ણુ આ છે તો ભર બાથે ને આને પ્રહલાદે બાથ ભરી કારણ કે મારા પ્રભુના કર્યા વગર સૂકું પાંદડું પણ હલતું નથી અને જેવી વાત ભરી હિરણે કશુબે તલવાર ફટકારી કડાકો થયો ઘે ઘે ઘે ઘે ઘે ઘે કરતા નરસિંહ ભગવાન પ્રગટ થઈ ગયા વૈશાખ શુક્લ ચૌદસ દિશી ભગવાન નરસિંહ પ્રગટ થયા ભગવાન છે બધે બેઠો છે ને એના હાથમાં છે પછી મારે શેની બીક છે નિર્ભય થઈ જાય ઓ મારા પ્રભુ એ જેને પચી જાય એનો તો કોમ થઈ જાય મહાત્મા ગાંધીજી ઘણા લેખક જે ટીકા કરતા હોય છે ને એ મને ઘણી વાર કહે તમે ગાંધી ગાંધીજી પણ ન કે તમે ગાંધીને સભામાં બહુ શું લાવો છો મેં કીધું એ મહાપુરુષ છે તો લાવવા જ પડે હું તો એટલું કહું છું કે ઘણા સાધુઓ ન પાળી શકાય એવા એણે ઘણા બધા પાળ્યું છે કે જે આપણે આટલા વ્યવહારમાં નથી કરી શકતા એ આવડો મોટો વ્યવહાર છતાં રામને ભૂલે નહીં અને રામમાં ભરોસો અને આટલું સત્ય એક પૈસાનો અડાવડું નહીં મનમાં બીજું પાપ ન આવે આવો મહાપુરુષ ક્યાંથી પાકે એ આફ્રિકામાં એણે સત્યાગ્રહ માંડ્યો રંગભેદની નીતિ સામે ત્યાંની ગોરી સરકાર સામે બરાબર છે પછી મોતના ભય જોડુંબા મારી જ નાખવાના એટલે ગોરાઓ તો રેવા દે નહીં <clears throat> કાંઈ પણ એવું કરો એટલે અત્યારે જો નથી કહેતા બધા મીડિયાઓ કે ઓબામા ઉપર બહુ ભાર છે કારણ કે બધા ધોળિયા લોકો સહી નથી શકતા અમુક અમુક આ બધું જે હોય તે આપણે શું લેવા દેવા પણ આ વાત છે એટલે ગાંધીજી ઉપર ખતરો થઈ ગયો એટલે પછી ત્યાંનો એક પઠાણ એ પઠાણ ગાંધીજીનો પછી આશ્રિત થઈ ગયેલો ભક્ત થઈ ગયેલો સેવક થઈ ગયેલો દાસ થઈ ગયેલો તે અંગરક્ષકની જેમ છ હાથ પૂરો અને મજબૂત પઠાણ એ એક રિવોલ્વર રાખે કોઈ આવે તો ફૂંકી જ દઉં ગાંધીજી ભલે અહિંસાની વાત કરે મારે હિંસામાં વાંધો નહીં રિવોલ્વર રાખે બાપુને કંઈ થવું ન જોઈએ એ ગાંધીજીને ખબર નહીં એમાં એને ખબર પડી કે ગાંધીજીને કોઈ કીધું કે આ પઠાણ તમારી ભેળો પડે છે પણ તમે હિંસાની વાતો અહિંસાની વાતો કરો ને એ રિવોલ્વર ફરે છે હે ગાંધીજી અહીંયા શું કહ્યું એણે જો ભાઈ મને ખબર છે મારા ઉપર મોત જળુંબે છે પણ મારા રામના કર્યા સિવાય કોઈનું કાંઈ થતું નથી મારા રામને જ્યારે જીવાડવો છે તેટલું જ હું જીવીશ અને જ્યારે મારા થકી લેવાનું કામ રામને પૂરું થઈ જશે ત્યારે મને દુનિયામાં કોઈ બચાવી નહીં શકે અને મારી પાસે કામ લેવાનું છે ત્યાં સુધી દુનિયામાં મને કોઈ મારી નહીં શકે તારે મારી પડખે રહેવું હોય તો રિવોલ્વર ફેંકી દે રામ કરતા તને રિવોલ્વર ઉપર ભરોસો વધારે છે રામનું નામ લે એને રાખવો હશે તો રાખશે એના કર્યા પર કંઈ થતું નથી તારો બચાવ્યો હું નહીં બચું રામનો બચાવ્યો હું બચીશ બાકી તું ઊભો રહીશ ને તોય હું મરી જઈશ બંદૂક રિવોલ્વર ફેંકાવી દે આવા કઈ રીતે થાય તમે જો આ ઓગણીસો અડતાલીસમાં ત્રીસમી જાન્યુઆરીએ એમની હત્યા થઈ બિરલા પ્રાર્થના મંદિરમાં પણ એ પહેલા ઓગણીસો ને ઓગણચાલીસમાં રાજકોટમાં થવાની હતી એવા તો ઘણા હુમલા થઈ ગયા અને ત્યાં વીરાવાળા દિવાન ધર્મેન્દ્રસિંહ ઠાકોરજીના દિવાન વીરાવાળા એ વીરાવાળાનું કર્યું બધું થાય ધર્મેન્દ્રસિંહ મહારાજા ઠાકોર તો વિલાસીને વૈભવી એ વિલાસીનો પૂરો કરવા માટે રાજકોટ આખા સ્ટેટમાં એ બધાએ કરવેરા બરફ ઉપર દિવાસળી ઉપર જ્યાં ત્યાં કરવેરા નાખીને એ બધું ભેળું કરે અને એમાંથી વિલાસ પોતાના ભોગવે એ વીરાવાળા દિવાલ બધું પટપટાવી લે બધું કરી રાખે પ્રજામાં ઉહાપો થઈ ગયો એના સામે હડતાલો પડી સત્યાગ્રહ થયો પ્રજામાં આખું આંદોલન શરૂ થઈ ગયું ગાંધીજી એમાં આવ્યા અને એમણે પણ ઉપવાસ આદર્યા પણ વીરાવાળા એટલા ખંધો માણસ એટલે મુસલમાનોને અને એમના દરબારી ભાયાતોને બધાને હાથ ઉપર લઈ અને ગાંધીજીને પતાવી દેવાનું કાવતરું કર્યું હવે એ રાષ્ટ્રીય શાળામાં સ્વયંસભાની પ્રાર્થના અને એમાં ગાંધીજી પ્રાર્થનામાં આવ્યા પ્રાર્થના થાય છે છસો ગિરાસદારો તલવારો લઈ ખાહડાના હાર લઈ અને આવ્યા બધા જુનાગઢ સ્ટેટના છેલ શંકરભાઈ દવે એ તો સુરવીર પોલીસ અધિકારી એણે પણ બાતમી આપી દીધી સાવધાન રહેજો આ સ્ટેટ બીજું છે પણ આમાં ગાંધીજીને ખતરો છે હવે ગાંધીજીને પણ કોઈ કીધું બાપુ ત્યાં તો શોર બકોર મંડો બધો થવાનો એવી ગાળો ને એવો વરસાદ ને ધૂળ ને ડમરીઓ મળી ઉડવાન પ્રાર્થના તો શાંતિથી ગાંધીજી પૂરી કરી પછી ગાંધીજીને કીધું આ દરવાજેથી આપણે વ્યા જાય ગાંધીજી કે ના જેને મારે પગરખાનો હાર પહેરાવો એને પ્રેમથી મારી પાસે આવવા દેજો કોઈને રોકશો નહીં આપણે બધાનો સ્વીકાર કરવાનો છે અને કોઈનો માર્યો હું મરવાનો નથી પણ બાપુ આમ ના ચાલે તો જ્યાં ટોળું હતું એની સામે જ ગયા વિચાર કરો હવે જ્યાં તલવારો લઈને ગરાસિયા ઊભા છે એની સામે ગયા ત્યાં જઈને એક ગરાસદારના ખભા ઉપર હાથ મૂકીને કે હું વ્રત થયો મને તમે ટેકો દો ને તો હું મારી ગાડી સુધી પહોંચી જઈશ પેલા ગરાસીએ ટેકો દીધો ગાંધીજી ગાડીમાં બેઠા ગાડીથી લઈને વૈયા ગયા અને ઓલા બધા તલવાર પાછું મેન કરીને ઘરે જઈને સુઈ ગયા મારા પ્રભુના કર્યા સિવાય કોઈનું કાંઈ થતું નથી અને ઓગણીસો અડતાલીસ ત્રીસમી જાન્યુઆરીએ પાંચ વાગે પ્રાર્થના સભામાં આવતા પહેલા જ ગાંધીજીએ મનુભાઈને કીધું કે લાવો કાગળો કાલ જીવતો હોવ કે ન હોય મનુ ધ્યાન રાખજે હું કાંઈ પથારીમાં પડીને મરવાનો નથી મારી છાતીમાં ગોળીઓ પડશે અને આ મહાત્મા મરે તો જ તું મને સાચો મહાત્મા ગણજે બાકી લાય કાગળો જોઈ લઉં પ્રાર્થના સભામાં જતા પહેલા કોઈએ કીધું બાપુ આપણે આટલું કામ છે તો અત્યારે મળી લ્યો પ્રાર્થના પછી હોઉં કે ન હોઉં અને એ જ વખતે પાંચને સાત મિનિટ એક સમથિંગ એમને રિવોલ્વરો નથુરામ ગોડસે મારી અને ગાંધીજી પોઢી ગયા મારું કામ પૂરું થઈ ગયું છે ત્યારે મારો રામ મને લઈ લેશે એટલે ભગવાન એ જ સર્વ કરતા હરતા અણુ અણુમાં બેઠો અને એનું જ બધું કર્યું થાય છે એ પછી નિર્ભય થઈ જાય છે બોચાસણના કાશીદાસ વેપારનો ધંધો ભાગીદારીમાં ચાલે ભાગીદાર એક માણસ ઘણીવાર માણસ ભોળ હોય ને એને ભાગીદારી એવો ખડુસ ભટકાઈ જાય ને વાત મૂકી દો બિચારાને આને છાપરા વગરનો કરી મૂકે તે એ બધું કાતરી જાય ને ઉપર આ માણ કાશીદાસભાઈ ઉપર એવો કેસ ઠોક્યો કે કાશીદાસ બધું કાતરી ગયો છે તે એના ઉપર કેસ કરાવ્યો કોર્ટ કરાવી અને એને ખેડાની જેલમાં પૂરી દીધા બોચાસણના કાશીદાસને આ તો પરમ એકાંતિક ભક્ત જેલમાં નાખ્યા કાશીદાસ હવે ત્યાં નાવા ધોવાનું કાંઈ નહીં એટલે કાશીદાસભાઈ નાયા ધોયા વગર ન કાંઈ ખાય ન કાંઈ પીએ ન કાંઈ પૂજા થાય એટલે કાંઈ લે નહીં એક દિવસ બે દિવસ અખંડ ભજન કરી રાખે બસ મારી મરજી વિના રે કોઈનું કોઈથી તરણું નવ તોડાય એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નરના જેવી મારા પ્રભુની ઈચ્છા પણ દુઃખ એટલું ગઢપુરમાં સમયો ચાલે દેશ દેશાવર્તી ભક્તો આ કાશીદાસભાઈને થાય કે મને આ દર્શનનો સમયાનો દર વખતનો લાભ આ વખતે નહીં મળે ભજન કરી રાખે સાત દિવસ પસાર થઈ ગયા આઠમો દિવસ ચાલે છે જેલના રક્ષકો એને થયું કે ભૂખ્યો તો શું મરી જશે એને કીધું ભાઈ કાશીદાસભાઈ તમે કાંઈ ખાવો પીવો તો કે નાહે ધોયા પૂજા વગર તો હું શું કરું તો કે તમે નાહે ધોયાની સગવડતા કરી લઈએ તો તો કે હા તમને ઠીક પડે તે કરો હવે અહીંયા પાણીની તો કાંઈ એવી સગવડતા નથી નદીએ તમને નાવા લઈ જઈએ વાંધો નહીં બાવણું ખોલીને હાલતા થયા કાશીદાસભાઈ કે એમ નહીં તમે સાંકળો ખોલોમાં તમને નકામો કોઈ આરોપ નાખે ને ભય થાય ને તમને કંઈ ટીકા પાત્ર થઈ જાવ સાંકળો બાંધી રાખો મારે તમને નાવું છે મારે કંઈ બીજું કામ છે નહીં એટલે તમે સલામત રહ્યો એટલે કે નાના ભક્તરાજ તમે આવા પ્રામાણિક માણસ છો આ તો અમારે તો બજાવવું પડે ચીઠીના ચાકર <clears throat> બાકી તમે સ્વપ્નમાં ખોટું ન કરો તો ક્રિયામાં ખોટું ક્યાંથી કરો પણ તમને નાઈ લ્યો અમને કોઈ વિશ્વાસ છે તો કે તમને વિશ્વાસ છે પ્રજાને વિશ્વાસ ન હોય સાંકળો એમને રાખો મારે કાંઈ એવું કરવું નથી મને નાવા લઈ જાઓ ખેડી નદીમાં નાવા લઈ ગયા સાંકળો <clears throat> રાખી એ બે સૈનિકો આમાં હાલે છે અને કાશીદાસ ભાઈ એ પાણીમાં ઉતરે છે આમ ઉતરે કેડ સમાણું પાણી આવ્યું કાંઠા સમય આમ ગયા ખભા સુધી આવ્યું સાંકળો ઢીલી કરતા જાય છે કાશીદાસભાઈ નહીમાં પણ નજર કરીને જોયું કાશીદાસ ઓગળી ગયા દ્રાવ્ય હાકડું એમને રહી ગયું ઓલા તો જોઈ રહ્યા ગયો ક્યાં નજર સામે આમ થઈને જેમ ધુમાડો ગોટો ઓગળી જાય ઓગળી ગયો એટલે હા ક્યાંક થયું હા તો કોઈ કીધા એ નહીં વિધાય નહીં લ્યો ખાલી હાકડું ખખડાવતા ખખડાવતા પાછા આવ્યા અમલદારો અધિકારીને વાત કરી ભાઈ આ નજર સામે બન્યું છે જો બાંધેલા તાળા ને એમને કાશીદાસને નાવા લઈ ગયા અને અમને નવરાવ્યા હા ગયા ક્યાં કાશીદાસભાઈને કઈ ખબર નહીં એ તો ડૂબકી મારી નામ નાખ્યું આમ માથું કરીને આંખ ખોલી ગઢપુરમાં ગેલા નદીમાં કાશીદાસ નીકળ્યા જો જો તમે સાહિત્યક મનોરંજન નથી આવા બુડથલ જે સમજે નહીં એનો મને બહુ પેલું થાય તમારે કોઈ પણ સંપ્રદાયનો છે ને વિરોધ કરવો હોય તો પહેલાં એનું પૂરું વાંચન કરવું જોઈએ આપણે ઇસ્લામ વિશે કંઈ બોલવું હોય તો મારી વાત કરું તો હું ઇસ્લામનો પેલો અભ્યાસ કરું ક્રિશ્ચિયાનિટીનો થોડો અભ્યાસ કરે પછી જેટલું સારું હોય એટલું સારું ખરાબ હોય એટલું ખરાબ હવનું હોય એ જોતો આપણે સીધે જોતું એમને ઠોકમ ઠોક ન કરાય પણ આટલા બધા ડિગ્રીઓ ઉપર ડિગ્રી એના ઉપર ડિગ્રી એના ઉપર ડિગ્રી ચડી ગયો હોય એ લોકો ખાલી આમ ગતાનુગતિથી વાતો કરે ત્યારે એમ લાગે કે આની બુદ્ધિને કૂતરા ખાઈ ગયા છે ઓગળી ગયા કાશીદાસભાઈ ત્યાં ગઢડામાં નીકળ્યા આમ નીકળ્યા ભીનું ધોત્યું પહેરી શું કરું લુગડા તો ત્યાં કાંઠે પીડાઈ ગયા એટલે અહીં હરિભક્તોને કીધું જય સ્વામિનારાયણ અરે ભગવાન છે ને કોઈ ઓળખીતા આવી અરે ભગત તમે અહીંયા તો કે એવું છે લુગડા બુગડા કાંઈક ભૈયા ગયા છે હવે તમે લાવો એ બીજા કપડાં આપ્યા ધોતી ચાદર ઓઢી તૈયાર થઈ આવ્યા દાદાના દરબારમાં એના મા બાપ એ દિવસે ત્યાં પહોંચેલા એટલે મહારાજ એને પૂછે એ કાશીદાસ ન આવ્યો કેવા અજાણ્યા તમે જોવો ખરા કાશીદાસના દર વખતે આવે અહીંયા સેવા કરે સંતોનો લાભ લે અમારે પણ કાશીદાસને મળવું હોય કાંઈ ભળભળામણ કરવી હોય સત્સંગની તો કાશીદાસના આવ્યા તો મેળામાં માવતર રોવા એ કે મહારાજ એવું થયું છે ભાગીદારે જેલમાં પુરાવ્યા છે અને બિચારો ખેડાની જેલમાં દુઃખી થાય છે અમારે ગઈટે ગટ પણ આ બધું જોવાનું અમે કોને કહેવા જાય એ આમ રોવે ત્યાં કાશીદાસ આવ્યા લે મહારાજ કે તમે કહેતા ખેડાની જેલમાં છે તો આ હાલ્યો આવે હા દોડીને ભેટી પીડા હે દીકરા તું કેમ આવી વાત મૂકી ગયો કેમ આવ્યો એ પણ આવ્યો એ ધામધૂમથી ઊંચો સમય થયા લેર કરી લાડવા ખાધા દર્શન કર્યા સેવા કરી ઊંચો પૂરોચ્યો હવ ગયા માવતાને પણ મોકલી દીધા પણ આ બચા કાશીદાસ જાય નહીં એટલે મહારાજે કીધું કાશીદાસભાઈ હવે તમે ઘરે જાઓ મહારાજ જવાય મહારાજ કે તમે એમને કેવા જાણો છો મહારાજ આપ તો પ્રભુ છો એટલે તો આ ન થવાનું થયું ઓલા જોઈ રહ્યા ધૂળ ફાંકતા કે હું અહીં નીકળ્યો હા તો બસ કોના હાથમાં છે બધું આપના હાથ જાઓ જાઓ ત્યાં જેવા પાછા આવ્યા પોતાના બચાસણ ત્યાં ઓલો આવ્યો ખબર પડી ગઈ સીધી પોલીસોને બોલાવી અને પકડીને ખેડા લઈ ગયા એ કે જો આવી ગયા નીકળી ગયો તો એટલે રમતદારે કીધું કાશીદાસ આવી રીતે કેમ થયું તો કે તમને અધિકારી આ પોલીસોએ વાત તો કરી છે ને સાહેબ હું ભાગવાનો જ ન જોઉં અને ભાગી જાઉં એવો હોત પાછો કેમ આવું હું પાછો આવ્યો છું પણ હું કેમ ગયો એ કથા તને જાણી છે ને હા કાશીદાસે જાણ્યું છે તું મહાભક્ત રાજ પેલો લેણિયાદ જે પેલો હતો ને ભાગીદાર એને કે તું લુચ્ચો ને પ્રપંચી છો જા તું જે કેસ માંડીને બેસો છે ને એ કાશીદાસ મરી ગયો આ એનો બીજો જન્મ છે એટલે જે કાંઈ હોય ને એ બધી ફાઇલો ઓલા કાશીદાસ હારે ગઈ ખેડા નદીના પાણીમાં આ કાશીદાસને કાંઈ અડ્યો છો ને કાંઈ કીધું છે તને જેલમાં ઘાલી દઈશ લ્યો કર્યું કોનું થાય એનું કર્યું થાય પણ જો સમજાય તો નરસિંહ માતા એટલે જ ગાયું છે ને જીવ તું શિદને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે આ બધી અનુભવ વાણીઓ છે એમને એટલે એનું કર્યું થાય છે એવું જ્યારે જાણે ત્યારે નિર્ભય થઈ જાય છે એને પછી બધે લાગે છે બેઠા છે ને એના હાથમાંથી બીજા ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કોઈ માર માર કરતો આવતો હોય ને તો એમ જાણે છે મારા પ્રભુના કર્યા વિના બીજું કોઈનું કાંઈ કર્યું થતું નથી નિર્ભય થાય ચોથું ભગવાનને સુખે સુખીઓ થઈ જાય એ સીધું જ છે ને ભાઈ જે નિર્ભય થઈ ગયો એને સુખનો કોને હોય અને બીજું જેને જીવ પ્રાણીમાં ભગવાન દેખાતા હોય બધે ભગવાન દેખાતો હોય બધાની સાથે પ્રેમભાવ હોય રાગ બે ઈર્ષા ક્રોધ વૈયા ગયા હોય એવો જેને હરી વસ્યો હોય આંખમાં એને સુખ ન હોય તો કોને હોય આ ખોજાતી સરસ મજાના સૂરમાં આંખમાં આંજવાના આવે છે ને કોઈ આંજ્યો હોય તો જોઈજો ન આંજ્યો હોય તો ક્યારેક ઉનાળામાં લઈ આવજો એવું સરસ મજાના સૂરમાં આવે આંખમાં આંજવાના એ તલના દાણાથી દસમા ભાગનું સેજામ આંખમાં નાખો બોતરે કોડે ટાઠક થઈ જાય એવો આંખનો સૂરમો ઠંડક આપે એમ જેણે આંખમાં હરી જ નાખ્યો એને પછી સુખ સુખ ને સુખ છે એને પછી ક્યાંથી દુઃખ હોય પણ આપણે કેમ દુખ્યા એટલા માટે કે આપણે મરચાં આંજ્યા છે હરિરૂપી સુરમો આપણે નથી આંજ્યો આપણે લાલ મરચાને ખાંડી ખાંડીને પાવડર કરીને આંજ્યો છે એ રાગ એ દ્વેષ એ ઈર્ષા એ મારું એ તારું એ બધું આંજ્યું છે એટલે હટાકા આવે છે અને પીડા છે અને બધે દુઃખ છે મરચાં છે આ આવો છે આ તેવો છે આ પેલો છે આ લબાડ છે આ લૂચો છે આ લફંગો છે એટલે પછી મજા બગડી જાય છે એટલે સુખ નથી આવતું હમ એટલે છે ને પછી આમાં એક પ્રશ્ન આવે છે પછી શૂન્ય તિતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે જ્યારે સત્સંગ કરે ત્યારે તો સંતમાં અને સત્સંગીમાં અતિશય હેત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે બહુ એકદમ પ્રેક્ટિકલ વાત આવીને પછી શ્રીજી મહારાજ બોલ્યા પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતી હોય અને પછી એ સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને જાજો દોષ પરઠે છે પછી એની અસદ વાસના થઈ જાય છે તેણે કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે અને જો વિચારીને અસદ વાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય અને અસદ વાસના જો ન ટળે તો અંતે જતા જરૂર વિમુખ થાય અસદ વાસના શબ્દ આપણે જો ન સમજીએ તો આ અર્થ વચનામૃતનો ઉત્તર ન સમજાય અસદ વાસના એટલે આપણે લૌકિક બધી વાસનાઓ કામનાઓ એવું આપણે કરીએ છીએ પણ સમજો અસદ એટલે ખરાબ અશુભ વાસના એટલે આસક્તિ આસક્તિ એટલે જેના વગર રેવાય નહીં તે સ્ત્રીયાદિકની વાસના હોય એના વગર રેવાય નહીં તે જે કંઈ ખાવા પીવાની વાસના હોય તો એના વગર રેવાય નહીં તે આસક્તિ એમ બીડી જુગાર આ બધું ગુટકા પાન મસાલા સિગરેટ એની આસક્તિ હોય એના વગર રેવાય નહીં એવી જ રીતે બીજાના દોષ જોવા અવગુણ જોવા એની જ કૂથલી કરવી નિંદા કરવી ટીકા કરવી ટિપ્પણી કરવી એની જ કથા માંડ્યા વગર જેને રેવાય નહીં એને કહેવાય અસદવાસના આ ટિપિકલ અહીં અર્થ છે કે અસદવાસના એટલે ગુણાતીતાનંદ સામે પણ એ જ કહ્યું કે અસદવાસના એટલે શું કે ભક્તોના અવગુણ જોવા એ જ અસદવાસના છે એટલે એના વગર રેવાય નહીં જોયા જ રાખે એ કરે રાખે છે એટલે પછી એને દુઃખ છે પણ આપણે આવું કહીએ ને કે આવું ભાઈ રેવા દો ને તો શું કે ખબર પણ એ એવો લબાડ છે તે એ તમે તમે મળ્યા છે ને એ અરે નીચેના નીચ છે એ હા મળ્યા હોય તો કાટલા ચાલીને બે જોડા નાખી દઉં અને તમે કહો છો કે આવું કંઈ ન જવું ભાઈ એવા જ હોય નરસિંહ મહેતાને જેમ મળ્યા હતા એ બધા સારા મળ્યા હતા રામાંડલિક જેલમાં પૂર્યા માથા કપાવે એવા કેટલા નીકળ્યા હતા ને બધા હતા ને જાય જાય નાગરો કેવા હતા એ બધા એને એક એક કામ બગાડી નાખે ખાવા ન દે કેટલી ફજેતી કેટલું કરતા કેવી કેવી વાતો કરતા કોણ કેટલા હેરાન કર્યો છે છતાં નરસિંહ મહેતાએ કોઈની પ્રત્યે દુર્ભાવ રાખ્યો સદભાવ જ રાખ્યો છે મારા હરિનો કર્યો દાય છે બધા છે બધા રામના રૂપ છે એ અસદ રૂપમાં આવ્યો છે સત અને અસત બધું જ ભગવાન છે નારાયણ કવચમાં <laughs> આ લખ્યું છે ભાગવતમાં સત ને અસત બધું જ ભગવાન છે એટલે એ એ જ છે આ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી જે બધા જે સંતો હતા તેને બધા ભલા જ મળ્યા છે એ બધા એવા ઈશ્વર મૂર્તિ જેવા સાધુ સંતો હતા તો એમની દ્રષ્ટિએ એમની સાથે જે સાધુઓ ભક્તો હોય છે એમાં કેટલી કેટલી સ્વભાવને કેવા કેવા ખોટ ને કેવા કેવા હશે હમ એ નિર્વિકલ્પાનંદ એ રોડાનંદ એ રઘુનાથ દાસ એ બધા જીવા બાપુ દરબાર બીજા જાત જાતના બધો બુઢો ધાધલ કેવા બધા કે આપણે અત્યારે હકીકતમાં એના જેવા આપણને નથી ભટકાણા મારી નાખવા સુધી મહારાજને તલવારો લઈને છુપાડીને મારી નાખવા સુધીના વાત અને હેરાન કરી નાખે એટલે સાધુ સંતોને ઝેર દેનારા સુધી આવા બધા દુષ્ટ હતા પણ છતાં એક કોઈએ એના પ્રત્યે દુર્ભાવ રાખ્યો નથી ગામ હોય ત્યાં ઉકળો તો હોય જ હોય કે નહીં તમારો સરસ મજાનો બે માળનો એવો સરસ મજાનો બંગલો હોય એસી એર કન્ડિશન બધું બધું પણ એમાં જાજરું હોય કે નહીં કે ન હોય આવો દોઢ બે કરોડનો બંગલો જાજરું રાખો ગંધારું રાખો એમાં ને આવું આવું મૂકવાનું મૂકો આવું મૂકવાનું ના રાખો આવો સરસ મજા અને પાછું કેવું રાખે આરસ જડેલા હીટર એસીની ફૂંકણી આવે વાંચવાની લાઇબ્રેરી આવે એવું બધું એમાં પાછળ જોક્સની ચોપડી તો ખાસ મૂકે એટલે હસે એટલે ઢીલું પડે એટલે કામ થાય આ આટલી બધી ન્યા આવું આવું ગંધારામાં તમે આવી બધી ફેસિલિટી રાખવાની જાત જાતના નળ રાખવાના આવ ખોલવાના પેવી ફ્લસનું આવું તેવું કેમ ભાઈ હોંગકોંગમાં આખું સુવર્ણનું જાજરું છે સુવર્ણનું બોલો ગામ હોય ત્યાં ઉકરડો હોય પણ આપણે શું જોવું છે હોલ માર્કેટમાં જઈએ મોટા બિગ બજારમાં એમાં તો બધું હોય ને સુડી ચપ્પુ કાતર મચ્છર મારાની દવા ટીકડીઓ ઉંદર મારવાનું બધું હોય આપણે શું લેવું છે એના ઉપર આધાર છે બહુ સરસ મજાની વાત અમારા પુરાણી પ્રેમ પ્રકાશ દાદી વારે વારે આ કહેતા એક ગામમાં બે ભાઈબંધ બેને સોપારી ખાવાની ટેવ બાજુના ગામમાંથી હેટાણું કરી આવ્યા એક શેર એક શેર શેકેલી સરસ મજાની સોપારી લઈ આવ્યા ઘરે આવ્યા પણ એકનો સ્વભાવ એવો કે એમાંથી સારામાં સારી હોપારી પસંદ કરીને પેલા હુડીએ ચડાવે આને એ વાતરી કૂચો કરી આને બુકડાવે એમાં બીજો તો એની એવું એવી વૃત્તિ કે પેલા નબળી ખાઈ જાવ પછી જે વધે એટલે ઓલો રોજ જે શેર હોય એમાંથી પછી દસ કે પંદર જે પછી વધતી જાય એમાં જે હોય પંદર વધી હોય એમાંથી નબળામાં નબળી ગોતે પછી સારામાં સારી જ હોય બીજી પણ એમાંથી નબળામાં નબળી એમાં નબળી સારી જ હોય પણ બધી નબળી કરી છેલ્લે ટબ્બા જેવી સારામાં સારી વધે તો એને નબળી કરીને ખાય અને ઓયલો જે સારું કરીને ખાય છે એ જેમ જેમ જાય પચાસ વધી હારામહારી ગોતો અરે ભાઈ વીસ વધી હારામહારી ગોતો પાંચ વધી હારામહારી ગોતો બે વધી એમાં એક ખોરી હોય તો કે હારામહારી ગોતો છેલ્લે એક હારી ખોરી વધે હારામહારી છે ખાઈ જાઓ દ્રષ્ટિનો ભેદ છે ભાઈ દ્રષ્ટિ અમૃત પણ કરે દ્રષ્ટિ ઝેર પણ કરે ક્યાં વાત બતાવું બઢિયા શેષ નાગ બીમાર પડ્યો ખૂબ દવા ઔષધો થાય પણ શેષનાગ સાજા ન થાય પછી અશ્વિની કુમારોને બોલાવ્યા દેવલોકના વૈદરાજો બે હી આવ્યા એમની સુટકેસ લઈ શેષનાગને તપાસ્યા પેટ ઉપર થપલીઓ મારી જોયું નાળીના પલ્સ જોયા બધું જોયું અને એમને દવાઓ આપી સરસ ભાજાની દેવતાએ વૃક્ષોને અમૃતમય દવા આપી દો ત્રણ ટાઈમ પાણી સાથે શેષનાગ સાજા થઈ જશે પણ દવા આપે પણ કોઈ અસર જ ના થાય અઠવાડિયાનો કોર્સ પૂરો થઈ ગયો ફરી ટ્રીની ફોલોઅપ વિઝિટ કરી પણ કોઈ શેષનારાયણ દરમાં ફેર પડતો નથી પછી અશ્વિની કુમાર મુંજાણા કે અમારું જ્ઞાન ઓછું કે કળયુગ વ્યાપી ગયો આ સાજા કેમ ના થાય આ સિવાય બીજું ઔષધ વિશ્વમાં ના મળે એટલે પછી એમને થયું ભારત ઉપર આપણે જઈએ અને કોઈ વૈદરાજને પૂછીએ અને એમાં કોઈ મળી જાય એટલે પૃથ્વી ઉપર આવ્યા ફરતા ફરતા અમદાવાદમાં આવ્યા અને એમાં કોઈક મળી ગયો છે આજુબાજુના પરામક ગામડામાં રહેતો રહેતો એ વૈદરાજને મેળા નામ સાંભળ્યું છે કે આવું છે અશ્વિની કુમાર છે શ્રેષ્ઠાંગની દવા કરીએ છીએ ઔષધ આ બધા આપીએ છીએ આવું બધા હજમીનું આવું કંઈક દર્દ છે છતાંય મટતું નથી આ ઔષધ તો મટવું જ જોઈએ એ કે આ ઔષધ તો બઢિયા છે મટવું જ જોઈએ તો કેમ મટતું મટતું નથી હા નહીં મટે આપણા અમદાવાદના વૈદ્ય ખોલી કાઢ્યું બોલો અશ્વિની કુમારને કે તમારે મટાડું મટાડવું છે એટલે જ ભાઈ સાહેબ તમારું નામ સાંભળીને આવ્યા છીએ હા મટી જાય એક કામ કરો શેષ નારાયણને દવા આપવામાં કોઈ કસૂર નથી પણ મેથડમાં કસૂર છે એટલે શેષ નાગ છે ને વિષધર સાપ છે એની આંખ ઉપર પાટા બાંધી અને પછી દવા આપો તમે દવા જેવી આપવા જાઓ છો એની આંખમાં ઝેર છે એ આમ જોવે છે ને અમૃત જેવી દવા પણ ઝેર થઈ જાય છે એટલે આંખે પાટા બાંધીને દવા આપો એટલે તમારી દવા કારગર થશે અને પછી આંખે પાટા બાંધી અને એક જ ડોઝ આપ્યો ત્યાં તો પૂછડા પછાડવા માંડ્યો શેષના સાજો નરવો ચીભડા જેવો થઈ ગયો એટલે એની દ્રષ્ટિમાં ઝેર હતું અમૃત જેવું ઔષધ પણ ઝેર થઈ જતું હતું આપણી દ્રષ્ટિમાં જો વેર ઝેર હોય કુભાવ હોય તો દિવ્ય એવો સત્સંગ પણ ઝેર જેવો થઈ જાય નૃસિંહાનંદ સ્વામી અને પરમ જ્ઞાનાનંદ સ્વામી વડતાલમાં નીકળ્યા આમ ચોકમાં મહારાજ બપોરનો ટાઈમ ઢોલિયામાં સુતેલા ચરણ આમ લાંબા બે સંતો આમ નીકળ્યા એમણે મહારાજના ચરણ ખુલ્લા જોયા એટલે પાછળ બેસીને ચરણારીના દર્શન કરવા માંડ્યા ટૂંકમાં વાત કહું છું અમારે ત્યાં યુવક સભા શુક્રવારમાં વિસ્તારમાં વાત કરી છે એ એમાં વાત થયેલી છે હવે બે સંતો એમ ચરણ જોયા મહારાજે પૂછ્યું કે શું કરો છો ચરણારવીના દર્શન કરીએ છીએ બહુ સારું પણ આ ચરણારવીનો મહિમા જાણો છો તો કે ના મહારાજ અમે તો શું જાણીએ આપ બતાવો મહારાજ કે હું પૂરેપૂરો જાણતો નથી પણ તમને જેટલો પચે એટલો કહું કે આ ચરણારવિંદના ધ્યાને કરીને માયાના ભાવ ટળી જાય દેહ ભાવ ટળી જાય દ્રષ્ટિ નિરાવરણ થાય દેહ નિરાવરણ થઈ જાય લોક લોકાંતર દેખાય બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર છે એના ઘાટ સંકલ્પ દેખાય ગોલોક વૈકુંઠાદિક બ્રહ્મોલ ધામ દેખાય અને બધી જ ગતિવિધિઓ અહીંયા બેઠો થકો દેખે એવા ચરણના ધ્યાનેથી થાય છે બે સંતો ટપ દઈને બેહી ગયા ચરાવીના છોડ ચિહ્નનું ધ્યાન કરતા કરતા મેળો પ્રકાશ થવા આવરણ હટવા માંડ્યા દ્રષ્ટિ વધી જોયું આહા બ્રહ્માંડમાં ગતિ આહા બધો ઉજ્યાસ થઈ ગયો એકદમ પછી ઉઠી ચાલતા થયા જ્યાં જોવે ત્યાં તેજો બંબાકાર અનંત બ્રહ્માંડોમાં ગતિવિધિઓ દેખાય હરખ માય નહીં એમને થયું આ હરખ હમણાં ફાટી જાય છે છાતી કોને કેવું ગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે જઈને એમના પાસે ખોળામાં માથું મૂકીને કીધું સ્વામી સ્વામી મહારાજનો આવી રીતે પ્રસંગ બન્યો ચરણનું ધ્યાન કર્યું અમને તો હવે આ બ્રહ્માંડમાં જીવ પ્રાણી માત્રના ઘાટ સંકલ્પો આમ હથેળીમાં દેખાય ને દેખાય છે ગોપાળાનંદ સામે કપાળ કૂટ્યું તમારું ભૂંડું થવાનું થયું આ સ્વામી શું હા આમાં તમારું ભલું નથી કેમ આ પરમ દિવ્ય એવો સત્સંગ બ્રહ્માદિક દેવતાઓનો ન મળે બેસવા જાગ એવો સાક્ષાત પુરુષોત્તમ બેઠા એવા એના સ્થિતિવાળા ભક્તો પણ તમને હવે બધું દેખાય છે એટલે કોઈ મોટા મોટા ભક્તો છે એમાં ક્યારેક રજોગુણ તમોગુણનો ઘાટ થશે તમને દેખાશે એટલે તમને અવગુણ આવશે એ આ દિવ્ય સત્સંગનું આવું દિવ્ય સુખ છે એ તમને પેલાના અવગુણ જોશો ને એટલે એ સુખ મરી જશે તમારું ભૂંડું થશે સત્સંગનું સુખ નહીં આવે તમે મહાદુખિયા થઈ જશો આહ તો સ્વામી હવે શું કરવું હવે તમે પ્રાર્થના કરો કે આ બંધ કરે મહારાજ પછી નૃસિંહાનંદ સ્વામી પરમ જ્ઞાનાનંદ સ્વામીએ છ મહિના સુધી આંસુ સાથે કરગરી કરગરી પ્રાર્થના કરી ત્યારે બંધ થયું છ મહિને અને પછી સત્સંગમાં સુખ આવ્યું એટલે હોય સત્સંગ એનો જે દિવ્ય દ્રષ્ટિથી જોવે તો પરમ સુખના ધોધ છૂટે અને જો ખોટું ખોરું ખરાબ ખરાબ એ જ બધું જોઈ રાખે ભીખુદાનભાઈ કે છે ને કે કરોડોનો બંગલો હોય જાજરૂપમાં ઉભો રહે પછી કાંઈ ગંધાય છે ત્યાં તો ગંધાય જ ને પણ હા દિવાન ખંડમાં આવે બેઠક રૂમમાં આવીને ત્યાં ફૂલ અત્તરની બેંક બેંકે છે પણ તારે ત્યાં જાજરૂપા જઈને બાયણું ખોલીને હું ઘું છે માથું નાખીને પછી ક્યાંય ગંધાય છે ત્યાં તો ગંધાય જ ને પણ આવા દિવ્ય ક્યાં કેવા મળ્યા પુરુષોત્તમ એની વાત ન આવે એ આલસી ઘાંચી માંગરોળનો આખો દિવસ એ ઘાંચી કામ કરતો હોય કોષ હલાવતો હોય પણ કેફ હમાય નહીં અને એવો મસ્તીમાંથી ઝૂમતો હોય કોઈએ કીધું એ આલસી આમ આખો દિવસ આમ ઝૂમતો તે શું છે અરે ભાઈ રાંકને રતન મળ્યું તને કરોડ એક કરોડનું રતન મળી જાય તો તને હરખ માય તો ન માય તો મને કરોડોમાં નો અંકાય એવું સહજાનંદ સ્વામી રૂપી રત્ન મળ્યું છે મારો હરખ કેમ હમાય ફાટી જાય છે મારે તો આમ પકડી રાખવું પડે છે એને દિવ્ય દેખાય છે તો દિવ્ય છે અને આપણે અભાગ્યા ખોરું ખોરું ખરાબ ખરાબ જોઈએ રાખીએ છીએ તો અમૃત હોય પણ એ વિષ થઈ જાય છે કેવો પુરુષોત્તમ મળ્યો એનું જોવે તો એક મીઠી મધુરી અમૃત જેવી વાત કહીને પછી મારી વાત પૂરી કરીશ બહુ સરસ મજાની છે <clears throat> એક નગર એક જંગલમાં એક સાધુ રે ઈ જંગલમાં પેલો એક રાજા નગરનો શિકારે નીકળ્યો છે ને ભૂલો પડ્યો ને પછી ભૂખ્યો તરસ્યો થયો પછી એમ થાય કે આ સાધુ સંતો કોઈક રહેતા હોય ત્યાં જ પાણી મળે એટલે એ ઝૂંપડું ગોતતા ગોત આવી ગયો પણ આ તો પહોંચેલો સાધુ ત્યાં જઈને પછી રાકાની જેમ પાણી તરસ લાગે ક્યાં જાય પાણી વાગ્યું સાધુએ પીવડાવ્યું નજીક આવ્યો છે એટલે ભગવાનની બે વાતો કરી પણ વાત કરે એમાં અમૃત ઝરે પહેલા રાજા તો ઠરી ગયો રાજાને થઈ ગયું કે આ સાધુ છે કામનો આવા જલ્દી મળે નહીં રતન છે એમણે કીધું કે મહારાજ આપ મારા નગરમાં આવો આપ ચાહો તે બધી સગવડતા આપીશ અને તમે નિવાસ કરો વાત જોજો વાત મને કેતા કાંઈક થાય છે એ તમને સાંભળતા કાંઈ નથી થતું તમે અમારા નગરમાં આવો બધી જ સવલતો તમને આપીશ રાજગુરુ તરીકે રાખીશ આપનો દાસ થઈને રહીશ સાધુ કે હું આવું મારી ચાર શરત છે ચાર શરત છે એ જો તમે પૂરી કરો તો આવો બોલો ચારસો ચારસો પૂરી કરો ના ના ના ના ચારસો ની ચાર ની પૂરી કરો બોલો બધી શરતો પૂરી કરીશ પહેલી શરત રાજન એ છે હું કાંઈ પણ માગું એ માગ્યા પહેલા તારે મને મનમાં સંકલ્પ થાય ત્યાં તને મને આપી દેવું મહારાજ હવે એ તો કેમ બને તમે માગો તો આપી દો પણ તમારા ઘટમાં સંકલ્પ થાય અને મારે તમને પહોંચાડવું એ તો અશક્ય છે તો શું કેતો ચારસો પૂરી કરીશ એ કંઈ પૂરી નથી કરી શકતો હું માગું એ પહેલા મને મનમાં સંકલ્પનું ઉત્થાન થાય એ અથવા તો મને ભવિષ્યમાં જરૂર પડનારી હોય એવી વસ્તુ મને તરત તરત હાજર કરી દેવી તો હું આવું એ મારાથી નહીં થાય ગુરુજી મારાથી કેમ થાય હું જાણું જ નહીં તો કેવી રીતે થાય ચાલ બીજી શરત હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે તારે આવું મહારાજ એ ન થાય મારે રાજકાજ હોય આ તો ભૂલો પડી ગયો એટલે આવ્યો હવે મારે શું કરવું તો કે ના પળવાર પણ તારે મારીથી દૂર ન થવું જ્યાં જાઉં ત્યાં તારે આવું કે મહારાજ પ્રભુ એ પણ મારાથી ન થાય ત્રીજી શરત સુનાવો ત્રીજી શરત તો એ છે કે હું જાગતો હોઉં ત્યારે સતત તારે જાગતા રહીને મારી રક્ષા કરવાની એટલું નહીં હું સૂઈ જાઉં તોય તારે જાગતા રહીને મારી સુરક્ષા કરવાની તો મારે ક્યારે શું એ હું કાંઈ ના જોઉં અખંડ ચોવીસે કલાક તારે મારું જાગતા રહીને રક્ષા કરવાની એ શરત હોય તો આવું મહારાજ એ અશક્ય છે એ પણ મારાથી ન થાય તો ચોથી શરત કઈ છે એ જીવતો હો ત્યાં સુધી તારે મારી સાથે રહેવાનું અને મરી જાઓ પછી મારી સાથે ને સાથે રહેવાનું મહારાજ રહેવાય ગયો અહીંયા જ રહ્યો તો સાંભળો રાજન આ ચારે ચાર શરત જે પરમ પરમેશ્વર કૃપાળુ પરમાત્માને હું આશ્રય છું એ ચારેય શરત પરમેશ્વર કૃપાળુ મારી પૂરી કરે છે એને છોડીને હું તારા જેવા મુફલિસના આશ્રય કેમ આવું આ ચારે ચાર શરત મારો પ્રભુ પૂરી કરે છે વાત સાચી માગ્યા પેલા મને બધું આપી દે છે તો ઘણાને એમ થાય કે આપણને માગે તો કેમ મળતું નથી એટલા માટે નથી મળતું તમારા માટે સારું સારું માગો છો અને બીજાને માટે બુરું બુરું માગો છો એટલે પછી નેગેટિવ નેગેટિવ ઓલું ઓલાને કાપી નાખે છે આ બે ભેળા થાય ઇક્વલ ઇક્વલ આ એકબીજાને એકબીજાને કાપી નાખે છે ચુમ્માલીસમાં પ્રથમમાં કહ્યું ને સોમલા ખચેને કીધું તમે અર્ધો અમારો કરો છો અડધો જગતનો કરો છો અડધો અડધો આમ થાય છે ને એટલે તમને આમ યદ થતું નથી બધું જ જો સારું ચિંતવીએ તો માગો એ માગ્યા પેલા પ્રભુ હાજર કરે આ બધી શરતો એ પૂરી કરે છે મરીએ પછી પણ સાથે જીવતા પણ સાતા સૂઈ જાય તો પણ સાથે સાથે જ્યાં જાય ત્યાં સાથે સાથે એવો ચાર લીટીમાં કહ્યો એવો કેવો કે અંતર્યામી બધે બેઠો છે એવો ચારે ચાર આ શરત પૂરી કરે એવો અને એના હાથમાં બધું સૂકું પાંદડું આમ તેમ હલે નહીં એવો એવા પરાત પર અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ નામે મને તમને મળ્યા છે એનો આશ્રય આપણને છે આ ચૌદમો આ ચૌદમો પ્રશ્ન મારા તમારા જીવનમાં ક્યારેય કોઈ લાલચ લોભ આવે ક્યારે કોઈ પાપની વૃત્તિ જાગે ક્યારે કંઈ દુઃખ આવે ક્યારે કંઈ ભય આવે ક્યારે કોઈ ચિંતા સતાવે ત્યારે આ અઠ્યોતેરમાં વચનામૃતમો ચૌદમો પ્રશ્ન ભગવદાનંદ સ્વામીનો કે પાસે બેઠા હોય અને જેવી બીક રહે છેટે જાય તો એવી ને એવી કેમ રહે એ વાંચે તો એને બળ જરૂર મળે અને મળે આવું સરસ મજાના જેટલા અઠ્યોતેરમાં વચનાવતમાં ત્રેવીસ પ્રશ્નો છે અવાંતર બે છે એટલે કુલ બે વધે એવી રીતે પણ પ્રશ્નો થાય ચોવીસ ગણી શકીએ છવ્વીસ પણ ગણી શકીએ પણ ફકરા મેં પ્રશ્નો ગણ્યા તો ચોવીસ જેટલા છે એમાંથી જેટલા આગળ કહેવાયા આ વખતે જેટલા યોગ્ય લાગ્યા એટલા આપણે પ્રશ્નો લઈ લીધા <clears throat> બીજા પ્રશ્નો જે છે એ આગલા અત્યાર સુધીના જેટલા વચનામૃતો છે એમાં ક્યાંક વચ્ચે વચ્ચે અંશે કહેવાય ગયા છે એટલે એના ઉપર આપણે આ વખતે કોઈ જોર આપ્યું નથી એટલે આખું અઠ્ઠોતેરમું વચનામૃત આજે આ બીજા પ્રવચનમાં આપણે પૂરું કરીએ છીએ એટલું જ નહીં પણ એ પ્રથમ પ્રકરણ ગરડા પ્રથમનું એના કુલ અઠ્યોતેર વચનામૃતો છે શ્રીજી મહારાજ પરમ કૃપાળુ પરમાત્મા નાથોનો નાથ એમની કૃપાથી અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી અને જોગી સ્વામી હયાત બેઠા છે એમની પરમ કૃપાથી મને કંઈ આવડતું ન હોવા છતાં આના ઉપર હું કાંઈક કહી શક્યો છું એ બધો જ કૃપા યશ એ બધાના ઉપર છે નહીતર આ થઈ શકે એવું નથી આ રીતે આ પૂરું થાય છે પણ ઘણાને સભામાં આવવાની પણ સીડી મળે છે તો ત્યાં શું ધક્કો ખાવો એવી આળસ કરીને પણ ના આવતા હોય પણ સન્મુખ બેસીને સાંભળવા એ જ માહોલ હોય છે ત્યાં દિવ્યતા હોય છે આ પ્રસંગે અહીંયા ઠાકોર સાક્ષાત હાજર રહી અને મારા તમારા ઉપર દ્રષ્ટિ ફેરવીને નજર કરતા હોય છે એટલે કથા મંડપોમાં આવવાનો આગ્રહ રાખો ત્યાં જ તમે કેસેટ વગાડો ન આવે ઠાકોરજી ભલે ન વાય અનુકૂળતા ન હોય ન વાય અલગ વસ્તુ છે પણ હવે આ બધા ભાઈઓ છે ખંભારથી ક્યાં ક્યાંથી એક પેલા બગડથી ભાઈ આવે છે છે દર વખતે ફોન કરી પૂછીને પહોંચી જાય ક્યાં દૂર દૂરથી જે લોકો જેવા છે એ બધા આવે છે અને જે અભાગી છે જેને હજી આ મહિમાની કાંઈ પડી નથી એને નજીકમાં હોય તોય ન આવે વાહન મૂક્યા હોય તો તો આવે મૂક્યું હોય તો પછી આવું હોય તો આવે નહીતર ન આવે પૂછીએ તો કહે છે સીડી સાંભળી લેશું ને પછી સીડી કાંઈ લે નહીં કારણ કે ખર્ચો થાય એટલે કાંઈ લે નહીં અને પડી હોય ને કોઈ દીધી હોય તો સમય મળે નહીં સમય હોય તો રખડવામાંથી અને બૈરાની કચકચમાંથી નવરા થાય નહીં ભલા માણસ જિંદગી જબ તક રહેગી ફુરસદ ના હોગી કામ છે કુછ તો એસા સમય નિકાલો કે પ્રેમ હો જાય ઘનશ્યામ છે કાંઈક અવશ્યપણે જેટલું સંભળાય અઠ્યોતેર સુધીના વચનામૃતમાં મુમુક્ષુ અને જે ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાં ન હોય એવાને પણ એના જીવનને ઉપયોગી થાય એવી ઘણી બધી વાતો કહેવાય ભગવાન સ્વામિનારાયણને જાણવા માટે પાળવા જેવી વાતો જાણવા જેવી વાતો મહિમાની વાતો ઉપાસનાની વાતો સત્સંગ મહિમાની વાતો દોષો ટાળવાની વાતો ઘણું બધું કહેવાયું છે એને પ્રેમથી સમય લઈને સાંભળવું પડી રાખવું નહીં અને કથા પ્રવચનનો જેટલો લાભ પોતે લે બીજાને આપવાની કોશિશ કરવી કોઈ મુમુક્ષુ એ આને સાંભળે અને એને કાંઈક બે સારી વૃત્તિ જાગે તો હું એમ માનું કે મને પરમ સંતોષ થયો છે એટલે એવું કામ તમારાથી જેટલું થાય એટલું કરજો બીજાને અપાય એટલું આપજો કાંઈ ન આપી શકાય એવું હોય તો એને કહેજો કે સાંભળજો જેટલા સાંભળશે મને એમ થાય છે કે મારા બાપની વાત કોઈક બીજા સાંભળે કે ન સાંભળે પણ સ્વામિનારાયણ સત્સંગમાં જો કોઈ આ બધા સાંભળે તો એની કહેલી વાત આપણા ઈષ્ટની એ જો સાંભળે ભલે જ્યાં માનતા હોય ત્યાં માને એમાં કોઈ ના નથી આપણે બધાનું સાંભળીએ છીએ જે જ્યાં સાવ માનતા હોય તે પણ એ જો સાંભળે અને એ સહજાનંદી અમૃત એના સુધી પાંચ કાનમાં પહોંચે તો મારો કરેલો પુરુષાર્થ લેખે લાગે એવી મને આશા તો ખરી એ દાખલો તમે જરૂર સફળ કરજો અને ભગવાન શ્રી હરિના આજના દિવસે પ્રાર્થના કરીએ કે એમનું પુરુષોત્તમ પણ આપણને સમજાય એ રીતે જીવવાનું આપણને બળ મળે અને આપણા હૃદયમાં એમના પ્રત્યે અનન્ય ભક્તિ જાગે એવી પ્રાર્થના શ્રીરી આપણી સાંભળે સાંભળે અને એવી આશીષ આપે એવી પ્રાર્થના સાથે પ્રથમ પ્રકરણ અઠ્યોતેરમું સંપૂર્ણ કરીએ છીએ સહજાનંદ સ્વામી મહારાજ